જય સ્વામિનારાયણ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સંત નિશ્ચલ ચિત્તમ નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ આ બધું સત્સંગથી થાય છે એ સત્સંગ કેવો અને શું કહેવાય એ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ તો જેને આપણે સત્સંગ કર્યો સત્સંગ કર્યો એમ કહીએ છીએ એમાં ઘણી બધી ખોટ છે એટલે ગમે તેટલા વર્ષ સત્સંગ કરીએ તો પણ પ્રગતિ થતી નથી શું ખોટ છે કે પાંચ શરત પૂરી કરતા નથી પાંચ શરત શું છે સત્સંગ કરીએ તો સંતો સાથે એક તો એમની કથા શ્રવણ કરવું વ્યસનીને જેમ વ્યસનનું બંધાણ હોય એમ શ્રવણનું બંધાણ હોય બીજું સહવાસ સંતોનું સામીપ્ય રાખવું પડે ત્રીજું સેવા કરવી જોઈએ ચોથું સ્નેહથી બધું કરવું જોઈએ અને પાંચમું સમર્પણ જોઈએ આ પાંચ વસ્તુ સંતો સાથે સત્સંગમાં હોય તો એને સત્સંગ કર્યો કહેવાય નહીતર ખાલી સાંભળીએ છીએ અને કાં તો પછી બેઠક ઉઠક છે થોડી સહવાસ પણ શર્ત પૂરી થતી નથી એટલે જીવનમાં કોઈ ફર્ક પડતો નથી તો એમાં શ્રવણ કેમ કરવું એની શરત છે સહવાસ કઈ રીતે રાખવો સેવા કઈ રીતે કરવી અને હેત કઈ રીતે રાખવું કેવું રાખવું કેને હેત કહેવાય એ આપણે સાંભળી લીધું છેલ્લો મુદ્દો છે સમર્પણ સમર્પણ વિશે આપણે થોડુંક ગયા શુક્રવારે સાંભળ્યું હતું આજે હજી થોડુંક સમજવાનું છે સમર્પણમાં આપણે સાંભળ્યું હતું કે જેવી રીતે તમે લોકો સંસારમાં પરિવાર માટે દીકરા દીકરી પતિ પત્ની એ બધાને માટે રાત દિવસ જિંદગીભર કરો છો ને મરતા મરતા વીલ કરે તો શું કરે મારા દીકરાને આટલું આપજો ને પેલાને આટલું આપજો ને દીકરીને આટલું આપજો એમાં ક્યાંય એમ ના આવે કે આટલું સત્સંગને આપજો આટલું સંતોને આપજો એવું કઈ ના આવે બહુ બહુ ને આવે તો અહીંયા થાળ કરજો ને અહીંયા રસોઈ કરજો ને અહીંયા એટલું કરજો ને મારી પાછળ કથા કરાવજો ને એ તો પોતાની ગતિ થાય એટલે પણ સમર્પણ ક્યાં છે બધું પરિવાર અને બધાને એકાંતિક ભક્તમાં ખપી જવું છે મરતા મરતા જે માલ મિલકત હોય મકાન હોય તો એ વેચજો અને એના ભાગ કરજો અને આટલા ભાગ આને આપજો ને એમ જ છે ને આખી જિંદગી ઘસાવાનું એના માટે સવારે ઉઠીને રાતે સુઈ જાવ ત્યાં સુધી દોડાદોડી કોના માટે છે સત્સંગમાં તે કરે છે કોઈ એટલું કેવા ભાગતા હોય છે બહુ મોટા જે ઉદ્યોગપતિ હોય એ તો છ વાગ્યામાં ફેક્ટરી એના ઉપર પહોંચી ગયા હોય એટલું કોઈ દોડાદોડી સત્સંગ માટે નથી કરતું સત્સંગમાં આવે અડધો કલાક વહેલું મોડું થાય તોય પીડા થાય અને દુકાન ઉપર અગિયાર વાગ્યા સુધી ઘરાકી હોય તો જવાનું મન થાય નહીં સમર્પણ ક્યાં છે બોલો હમ એક શિક્ષક ટ્યુશન લેતો હોય રાતના બાર બાર એક એક વાગી જાય તો ઢસીડે જ રાખે ને ઢસીડે જ રાખે એટલું કોઈને સત્સંગ સમજાવવાનો આગ્રહ હોય હે સમર્પણ ક્યાં કણે છે પરિવારમાં જ છે સર્વ સમર્પણ એમાં ત્રણ પ્રકાર છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ ઉત્તમની વાત ચાલે છે ઉત્તમ સમર્પણ શું સર્વસ્વનું સમર્પણ મહાત્મા ગાંધીજીનું દેશ પ્રત્યે સમર્પણ એ સર્વસ્વ સમર્પણ છે એમણે એના પરિવારનો વિચાર ન કર્યો આખી જિંદગી ઘસી નાખી કોના માટે દેશ માટે સમાજ માટે એટલે ઉત્તમ સમર્પણ એ છે કે જેમાં ભગવાન નો જ વિચાર હોય સત્સંગ નો જ વિચાર હોય સંતો નો જ વિચાર હોય પોતાનો પોતાના પરિવારનો <clears throat> સહેજ પણ વિચાર જ ન આવે વિચાર એટલે કે હું આટલું આના માટે રાખું આ કરું આ કરું એ વિચાર જ ના આવે પરિવારનો વિચાર તો કે એ તો બધું ભગવાન કરશે એવા બહુ ઝાઝા મળે નહીં બોર્ડની પરીક્ષામાં ટોપ ટેનમાં તો એટલા જ હોય ને પણ એ લોકો આગળ ઉપર ભણતા જાય હજી તો અભ્યાસમાં છેલ્લે કોઈ એમબીએમાં હોય કોઈ સીએમાં હોય કોઈ જગ્યાએ ક્યાંય હોય તો હજી તો અભ્યાસનું છેલ્લું સેમેસ્ટર બાકી હોય ત્યાં તો એની નોકરી ફિક્સ થઈ ગઈ હોય પેકેજ અપાઈ ગયું હોય કરોડ બે કરોડ ત્રણ કરોડ પાંચ કરોડ હે તો એમ આવા લોકો જે ઉત્તમ સમર્પણ કરનારા છે એ જીવતા હોય ત્યાં જ એને અક્ષરધામનું એને પેકેજ મળી ગયું હોય આપણે તો મર્યા પછી રાહ જોવાની કારણ કે ટોપ ટેન નથી ને એમાં આવ્યા નથી ને એ તો આપણે ગામડાની ભાષામાં કે જ છે ને કે ભાઈ જેટલો ગોળ નાખે એટલું ગળ્યું થાય બહુ સરસ વાત છે જેટલો ગોળ નાખે એટલું ગળ્યું થાય જે જેટલું સમર્પણ કરે તે તેટલું પામે ત્રાજવામાં જેટલું નાખો એટલું નમે નાખવું જ ન હોય તો કઈ આવતું નથી પામવાની ઈચ્છા હોય તો આ બધું થાય છે તો ઉત્તમ સમર્પણ ગાંધીજીનું રાષ્ટ્ર પ્રત્યે એમ સત્સંગમાં જ્યારે ઉત્તમ સમર્પણ કરતાઓનું નામ વિચારીએ ત્યારે દાદા ખાચરનું નામ પહેલું આવે શ્રીજી મહારાજ સમટ અઢારસો અઠાવન કાર્તિક સુધી એકાદશીએ ગાદી ઉપર બેઠા જેતપુરમાં પછી ત્રણ વર્ષ સુધી લોજ માંગરોળ સૌરાષ્ટ્ર કચ્છ ભુજ સરદાર કારિયાણી વગેરે બધા ગામડાઓમાં ફર્યા પછી ત્રણ વર્ષ પછી સંવત અઢારસો ને એકસઠ સિક્સટી વન સંવત છે ઈસવીસન જોઈતા હોય તો એમાંથી છપ્પન વર્ષ બાદ કાઢી નાખે માઇનસ કરો એટલે ઈસવીસન આવી જાય સંવતમાંથી છપ્પન વર્ષ બાદ કરો એટલે ઈસવીસન આવે તો સંવત અઢારસો ને એકસઠમાં કાર્યાણીમાં શ્રીજી મહારાજ માચા ખાચર ને ત્યાં હતા અને ત્યાં યભલ બાપુનો પરિવાર ગરડાથી દાદા ખાચરના બાપુજી એ મળવા ગયા અને આમંત્રણ આપ્યું કે તમે અમારે ત્યાં પધારો શ્રીજી મહારાજ કે અમે જરૂર આવશું તૈયારી કરો પહેલે દર્શને એટલો બધો પ્રેમ અને ભાવ ના પાડી શક્યા નહીં માઘ સુધી એકાદશી સંવત અઢારસો એકસઠ ધામધૂમથી શ્રીજી મહારાજ ગરડામાં પધાર્યા ભવ્ય સ્વાગત કર્યું હેબલ બાપુએ એમનો દરબાર એમના દરબારની વચ્ચે લીંબ વૃક્ષ એ લીંબ વૃક્ષ નીચે ઢોલીઓ ઢાળી અને શ્રીજી મહારાજને બિરાજમાન કર્યા સંતો ભક્તોની સભા થઈ સરસ પૂજા અર્ચા કરી બધા શાંતિથી બેસી ગયા પછી શ્રીજી મહારાજે જમણો હાથ પેલા લીંબર વૃક્ષના થડ ઉપર અડાડ્યો આમ મૂક્યો અને યભલ બાપુ એટલે દાદા ખચરના પિતાશ્રીને કીધું દરબાર આ લીમડાને ઓળખો છો અરે મહારાજ એને શું ઓળખે લીમડો લીમડો એમ નહીં આની કાંઈ તમને બીજી કથા ઓળખાણ ખરી તો કે બીજી તો શું મહારાજ હોય લીમડો છે મહારાજ કે લીમડો છે યાદ કરો શું યાદ વર્ષો પહેલા તમે ઉમેશ ગામની સીમમાં નીકળ્યા હતા અને ઘોડા તરસ્યા થયા હતા તમને તરસ્યા લાગી હતી ત્યારે લાખા પટેલની વાડીએ શ્રીજી મહારાજ બોલે છે લાખા પટેલની વાડીએ તમે ઘોડાને અને તમારે પાણી પીવું હતું એટલે ગયા હતા ઘોડાને પાણી પીવડાવ્યું તમે પાણી પીધું પછી એક બાજુ ઝાડની નીચે બેઠા ત્યારે ત્યાં કોઈ બે સંન્યાસી બાળાનંદ ને વિઠલાનંદ હતા તો કે હા મારા હા હા હા હા હા હવે યાદ આવ્યું મારા વાલા હવે યાદ આવ્યું ઓહ ત્યાં તો આંખમાં પાણી આવી ગયા હા મહારાજ ઓહો હું ત્યાં બેઠો તો એ વખતે બાળાનંદ અને વિઠલાનંદ વિઠલાનંદ એટલે એના પિતાજી અને બાળાનંદ એનો છોકરો એ બે સંન્યાસી થઈ ગયેલા તે વિઠલાનંદે એક કાંકરી લઈ અને એક નાનકડો છોડ હતો લીમડાનો એને મારી કાંકરી અને કીધું કે દેખ બાળાનંદ એ નિંબકા પૌધા ઉસકે નીચે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આ કરકે બેઠ જાયંગે ત્યારે તમારા કાન ચમક્યા અને તમે એ લીમડાને લાખા પટેલ પાસેથી માગી લીધો ત્યારે લાખા પટેલ ક્યારે બાપુ લઈ જાઓ તમે માગો છો બાકી તમે માગો દરબારો અમને મારતા નથી એટલું જ સારું છે કેતા હો તો હું પહોંચાડી જાઉં ગઢડા અને તમે એ લીમડો માગી ઘોડાના પાવરામાં ભરી તમે ત્યાં અહીંયા લાવ્યા અને એ લીમડાને અહીંયા રોપ્યો અને દીકરાની જેમ ઉછેરીને મોટો કર્યો અને દરબારને બધું યાદ થયું હા મહારાજ એટલે જ હું લાવ્યો હતો કે મારે ઘેરે જો ભગવાન પધારવાનો હોય તો લીમડાને જ લઈ જાઓ મહારાજ વર્ષો ગયા હું તો ભૂલી ગયો દોડીને મહારાજના પગ પકડી લીધા મહારાજ આજે તો હું ધન્ય થઈ ગયો એક સાધુના વચનથી આટલું કર્યું તો મને શું ફળ મળ્યું જો તો ખરા મહારાજ તમે સ્વયં આવીને બેસી ગયા મહારાજ આજથી હવે ઉચ્ચારે છે જે તમે સાંભળજો કે જે શબ્દો શ્રીજી મહારાજે સત્સંગમાં ગાદીએ બેઠા પછી ત્રણ વર્ષ સુધી ફેર્યા કોઈ બોલ્યું નથી અને આજ દાદાના એબલ બાપુના દરબારમાં એ દરબાર પહેલી વાર શબ્દ ઉચ્ચારે છે ઘણાને ત્યાં ફેર્યા મારા ત્યારે એબલ બાપુ કે છે ઓહો હો ભગવાન પ્રભુ મારા તો બધા મનોરથ પૂરા થયા આજ મારે ઘેર ભગવાન ક્યાં છે ઓહો લ્યો મહારાજ આ મારું સર્વસ્વ છે એ તમને હું અર્પણ કરું છું આજથી બધું મારું છે એ તમારું છે બસ આત્મના સહ મહારાજ હું મારો પરિવાર મારો દરબારગઢ મારી સંપત્તિ મારી જાયદાદ મારી મિલકત બધું જળ ચેતન જે કાંઈ છે મહારાજ આજ હું તમને આપું છું આ બધું તમારું છે અને તમે સુખેથી અહીંયા મહારાજ રહો મારા સ્થિર થઈ ગયા ત્રણ ત્રણ વર્ષ સુધી ફેર્યા બધાએ માચા ખાચર હાથે બધે ફેર્યા છે પણ સૌને એમ હોય કે ગુરુનું સ્થાન લોજમાં છે એટલે લોજ એમનું મુખ્ય સ્થાન કહેવાય સત્સંગમાં ફરી ફરીને પછી ત્યાં જ જવાનું હોય ને કોઈ એમ થોડા વિચારે કે આપણે ત્યાં રકાય મનમાં સંકલ્પ ન આવે આવે ત્યારે સર્વસ્વ ભાવથી સેવા પૂજા બધું કરે ઉત્સવ સમયમાં સંપત્તિ લૂંટાવે પણ એમ થોડો વિચાર થાય કે આપણે ત્યાં રોકાય એમનું સ્થાન તો લોજમાં છે જ એટલે કોઈને વિચાર નહીં આવેલો અને આમણે એ કશું જ નહીં આ મેં તમને દીધું અને પછી મહારાજ લોજ ગયા હોય એવો લગભગ દાખલો નથી હોય તો સત્સંગમાં વાંચીને મને સંભળાવજો આખું ગુરુનો આશ્રમ બદલી નાખ્યો આ સર્વ સમર્પણના પ્રતાપ છે દાદા ખાચર તો બહુ નાના હતા અને એ જ વખતે પછી થોડા વખતમાં હેબલ બાપુ તો દેહ મૂકવાનું ટાણું થયું શ્રીજી મહારાજ બાજુમાં બેઠા છે એમનો હાથ મહારાજના હાથમાં છે અને મહારાજને કીધું છે શ્રીજી મહારાજે કીધું દરબાર કાંઈ ઈચ્છા તો કે હા મહારાજે મારા દાદાને બોલાવો મારા દીકરાને દાદા ખાચર નાના હતા બોલાવ્યા એનો હાથ પકડીને મહારાજના હાથમાં સોંપ્યો લ્યો આજથી આ તમને સોંપીને જાઉં છું જય સ્વામી નારાયણ કહી દે મૂકી દીધો આ ભલ બાપુએ અને ગયા મહારાજે કીધેલું ત્યારે તમે કોઈ ચિંતા કરતા નહીં આ તમારો દીકરો મારો છે આ બધું મારું છે ચિંતા નહીં કરતા હવે ભાઈએ દાદાના દરબારમાં રોકાણા ઘણા ઉત્સવ સમયા થયા સંતોની ફોજ પાંચસો પરમહંસો ઓળખીએ છીએ પણ હકીકતમાં તો એ બધા આવન જાવન આ તે એમાં બાકી તો ત્રણ ત્રણ હજાર સાધુઓની અવર જવર અને હજારો હરિભક્તો અને તે દિવસે કઈ એવા ગાડીઓ વાહનો નહોતા પાર્કિંગમાં મૂકી દો પછી કઈ માગે નહીં આ તો બધા ઘોડાઓ લઈને આવે માણસને તો પાંચ રોટલીમાં પૂરું થઈ જાય આ ઘોડાઓને શું પૂરું થાય એને પાછો દરબારોનો ખોટું લાગી જાય ચણા બાજરાના જોગાણ દેવા પડે ઘોડા ઘોડાને સાચવવાના માણસોને સાચવવાના કેટલું બધું કરવાનું છતાંય થતું આપણે ત્યાં પાંચ દિવસ સાધુઓ રોકાય ને તો સાધુઓને એમ થાય કે હવે અહીંથી જાય અને ગ્રહસ્થ નહીં થાય કે હવે બધા આ થોડોક ધામમાં બદલે તો સારું ઘણો સત્સંગ છે તમારે ઘણાને લાભ દેવાનો હોય પછી એક જ જગ્યાએ લાભ ન દેવાય આવું થાય કેમ ડાંગરવામાં મહારાજ રોકાણ હતા એમના દીકરી દરબારના દીકરી પેલા જતનભાઈ એને બહુ ભાવ કે મહારાજ જવાનું નામ નો લે એના પ્રેમ ને વશ થઈને એ જતનભાઈ ના બાપુજી વિચાર કરે કે આ ખૂટવા માંડ્યું છે ના નામ લેતા નથી તે એકવાર જતનભાઈ ને કીધું દીકરી મારા જવાનું કેમ તો રોકતી નહીં હોય કેજો જાઓ જાઓ એ મારા સાંભળી ગયા મહારાજ કે જતન શું કે છે બાપુ શું કે છે તો કે મહારાજ એમ કે છે કે મહારાજ જવાનું કે ને તો જવા દેતી નહીં જો તો ખરા મહારાજ કે મારા કાન કઈ કાચા નથી અને મારા કાન કાચા હોય કદાચ પણ મારું અંતર્યામી પણ ક્યારે કાચું નથી તમારા બાપ એમ કે છે કે કોઠિયું ખૂટવા માંડી હાથમાં લીધી લાકડી શ્રીજી મહારાજ કે દરબાર આ કોઠી ખૂટી ગઈ ખોલો જોઈએ અરે મારા જે ખૂટી ખાલી પડી ખોલો જોઈએ ક્યાં ખૂટી ગઈ ઉપર ચડીને જ્યાં જોયું તો માથોમાં જ ઘઉં ભરેલો આ કોટી ખૂટી ગઈ ખોલો જોઈ અરે મારે કે તો ખાલી છે ખોલો જ્યાં ખોલ્યું તો માથામાં જ બાજરો ભરેલો જેટલી કોઠીઓ ખૂટી ગઈ હતી બધી ભરપૂર હતી શ્રીજી મહારાજ કે બ્રહ્માંડને પોષણ કરીએ છીએ અનંત બ્રહ્માંડોને પોષણ કરીએ છીએ જીવ પ્રાણી માત્ર ને ખાવા દઈએ છીએ નહીં ખાવા દઈએ છીએ અમને ગાળ્યું દઈએ એને ખાવા દઈએ અમારા દ્રોહ કરે એને એના છોકરાઓને પેઢીઓ સુધી ખાવા દઈએ છીએ તો જેને ઘેરે હું મારો સાધુ ખાતો હોય તમારે ચિંતા હોય પણ દરબાર હવે અમે જાશું એટલે ભાવ શુદ્ધિ રાખવી ભગવાન આપી તો દે પણ એ ભાવ દુણાઈ જાય ને પછી ઠાકોર ઉભો નથી રહેતો <laughs> વિચાર કરવો આ ભાવ કુભાવમાં જ છે ને માલામાલ શેમાં થાવ છો જમીન ઘણી પડી પણ હાવ બેહી જાય તળિયે તો શું કરો આ શેર બજાર બજારનું જોવો શેમાં થાય છે બધું દસ રૂપિયાનું કાગળિયું લીધું હોય ને વયું જાય બસો અઢીસો તો માલામાલ થઈ જાવ ને કે ન થાય શું બોલ્યા નહીં ભાવમાં જ છે ને બધું હે લાખ રૂપિયાની વીઘો જમીન લીધી હોય ને દસ લાખ થઈ જાય ભાવમાં માલામાલ થઈ જાય ને એટલા બધા મળી જાય વાત મૂકી જાય ઈંચ ઉપર જગ્યા મળે મળવા તો આ બધા બટન તૂટી જાય શર્ટના ભાઈ બધું ભાવમાં છે એ દાદાના દરબારમાં રહ્યા પણ શ્રીજી મહારાજ એમ કે દાદા અહીંથી નીકળી જાઓ અને દાદા ખાચર હાલતા થઈ જાય જાઓ તમારે જ્યાં રખડી ખાવ હોય ત્યાં ખાઈ જાઓ કઈ તો જોવો કોઈને ઘેર રોકાયા પછી પછી લાકડી છે ને આપણે છે અને નીકળી જાય દાદા ખાચર મહારાજ કે દાદા પણ તમે ક્યાં નોકરીએ જશો મહારાજ વિચાર તો એવો છે ભાવનગર જઈશ દરબાર છું તો દરબારની નોકરી કરીશ સૈનિક સિપાહીની તો ત્યાં શું મળે તમને તો કે સો રૂપિયાનો પગાર મળે વર્ષનો મહિને નહીં વર્ષનો સો રૂપિયા આપે તો સો રૂપિયા અહીંયા તમને આપીએ અહીં નોકરી કરો ને બીજે કરવી તો કઈ વાંધો નહીં વિચારો અમારે તમારે બધા વિચારો આ વાતો સાંભળી એટલી જેટલી સહેલી છે એટલી જીવવી સહેલી નથી એ કેટલું હશે વળી પાછું બહેનોને લખાવી દે કે લખી દો આ બધો ગરાસ તમારી બહેનોને લખી દો ને બહેનોને લખી દે જીવબાને લાડુબાને અને બહેનો પાસે વહીવટ કરાવે બહેનોને વળી પાછા એમ કે તમે તો સાંખ્યોગી થઈને જીવો છો તમારે આ બધી શું પળોજણ કરવાની હોય અમને દઈ દો બધું લ્યો આ તમને દીધું નીકળી જાઓ અહીંથી પહેરેલી લુગડી નીકળી જાય રાધાભાવ માંડ માંડ પહોંચી શકે અચાનક સુરા ખાચર આવે ને અરે અહીંયા કેમ બેઠા છો તો રડતા હતા કે અમારાથી થોડું મોડું થયું વાત લાંબી છે એટલે તમે જાણો છો એ અત્યારે કરવાનો પ્રસંગ નથી કે અમારાથી થોડું મહારાજને પહોંચવાય એવું થયું અમારાથી જલ્દી નીકળાણું નહીં શ્રીના દેહ થોડું આ બધું હોય એનું અમને દુઃખ છે કે મહારાજને થોડું પહોંચવાયા સુરા ખાચર કઈ બેસો હું આવું છું આવ્યા મહારાજ તો અક્ષરવાળીમાં નિરાયતે પોઢાતા સુરા ખાતે તો સખા ભાવતા ગગલાવા માંડ્યા આ બધું હું આદર્યું છે કોકના ઘરમાં કરીને શરમ આવે છે કે નહીં કઈ પેલા બેનું દીકરીઓ બૈરાઓના શેરે જાય ક્યાં મહારાજ કે કાં શું છે શું છે શું બિચારાના ભાવ તો જો રડે છે ઉલટાના કે અમને અમારાથી શ્રીજીને કોચવાયા એટલે મહારાજને અમારા જય નારાયણ કેજો હવે એને ક્યાં તમારે મોકલવા છે મહારાજ કે એવું છે જાઓ બોલાય આવો પાછા વળી પાછા બોલાય આવે પગે લાગે લ્યો અહીંયા રેજો ખાજો પીજો બીજું કઈ બોલે નહીં ભાઈ બહુ કઠણ છે આપણે તો એમ કોઈ કહે તમારી બેંકની બેલેન્સ શીટ લાવો તો તમારે શું કરવીશ લઈ તો લીધું જ નથી ને કઈ આમાં એવા કેટલા નીકળે કે બેલેન્સ બેંકની બેલેન્સ શીટ બતાવે એને તરત એમ થાય કે મારું આટલું બધું જાણશે કે છે કે આમાં થોડુંક નાખો એટલે દેખાડાય નહીં બહુ કઠણ છે ભાઈ હજી હું જે ભાવ મને અંદર આવે છે બધો શબ્દ થી વ્યક્ત નથી થતો શું આને કેવું આ ને આ દાદા ને આ બધાને શું કેવું આ કેમ થાય દાદા ખાચર શ્રીજી મહારાજને ભગવાન માને છે અને દાદા ખાચર શ્રીજીના ભક્ત છે એટલે ભક્તનું ભગવાન પ્રતિ સમર્પણ હોય ને દાદા ખાચર શ્રીજી મહારાજ ભગવાન છે શ્રીજી મહારાજને ભગવાન માને છે અને પોતે એના ભક્ત છે એટલે સમર્પણ કરતા જ નથી સમજી રાખજો દાદા ખાચર માનતા જ નથી <coughs> કે શ્રીજી મહારાજ ભગવાન છે હું એનો ભગત છું એટલે હું બધું દઉં છું એ ભૂલ હોય તો કાઢી નાખજો એને છે જ નહીં સમર્પણનું આખું કારણ જ જુદું છે એ તમે નથી સાંભળ્યું આંચકો લાગી જાય એવું હું ભક્ત છું એટલે દઈ દઉં છું છે જ નહીં દાદા ખાચર એવું કોઈને તમને કીધું છે નહીં જો સંબંધો કેવા હોય છે ભગવાન અને ભક્તોના જુદા જુદા સંબંધો છે સખા ભાવનો મિત્ર ભાવનો ભગવાનને પોતાના મિત્ર માને મિત્ર મિત્રનો સંબંધ એમાં જયારે કાંઈ તકલીફ થાય અને ફાટફૂટ થાય તો સંબંધ માથે પૂર્ણ વિરામ થઈ જાય ને વાત પૂરી થઈ જાય પછી કશું રે નહી દાસ ભાવ એટલે સેવક અને સ્વામી નો ભાવ નોકરનો ભાવ માલિક ને નોકર ને કઈક તકલીફ પડી તો છૂટા થઈ જાય પછી એનો કોઈ વેરો વંચો ખરો વાત પૂરી થઈ ગઈ પતિ પત્ની નો સંબંધ ચાલો એની પહેલા પ્રિયતમ અને પ્રિયતમાનો પરિણામ પહેલાના જે થોડો સ્નેહ ભાવ હોય સારા શબ્દો બોલીએ શાસ્ત્રોમાં તો એ ભક્તો સાથે ભગવાન ભગવાન ને ભક્તોનો સંબંધો છે જ એવો પ્રિય નાતો એમાંય કઈ મનમાં અરસપરસ હોય વ્યવહારિક તકલીફ પડી કઈ પણ થયું તો સંબંધ ઉપર પૂર્ણ વિરામ થઈ ગયું ને પછી પૂરું પતિ પત્નીનો સંબંધ એ તો કાયદેસર પરિણા છે મેરેજ સર્ટિફિકેટ એ હોય પણ બેને કાંઈક તકલીફ થાય અને છૂટા પડી જાય ને કોર્ટ પર એને કહી દે તમે આજથી બે છૂટા પછી પૂર્ણ વિરામ થઈ જાય ને આ બધા ભક્તિના સંબંધો છે ને કાંત ભક્તિ દાસ ભક્તિ સાખ્ય ભક્તિ હમ દાસ ભક્તિ બધા ભક્તિના જ પ્રકાર છે પણ એક વાત્સલ્ય ભક્તિ છે એમાં ભગવાનને પોતાના પુત્ર માને આ શાસ્ત્રની વાત છે પણ મેં જે ઘણા વખતથી વિચાર્યું છે એ તમને આજ કહું છું આવું વાંચવામાં આવતું નહીં હોય પણ મને બેઠા બેઠા જે ઘોડા ચડ્યા એ હું તમને ઘણા વખત પહેલાના છે એ તમને આજ કહું છું પણ એક પિતા પુત્રનો જે સંબંધ છે એ ગમે તેટલો વિખવાદ થાય એ સંબંધ ઉપર પૂર્ણ વિરામ થાય ખરું કોર્ટ પણ તમને કહી દે હવે એ છોકરો એની રીતે તમે તમારી રીતે તો સમાજની દ્રષ્ટિએ કે પેલી રીતે ભલે જે તે પ્રકારે તમે એમ કહો હવે બેને સંબંધ નથી આવવા જવાનો કે વ્યવહારિક સંબંધ નથી પણ દીકરા અને બાપ તરીકેનો સંબંધ પૂરો થાય ખરો ક્યાંય કાંઈ કોઈ જગ્યાએ નામ લખે તો એ દીકરો એના બાપનું જ પાછળ નામ લખવું પડશે ભલે કોર્ટે છૂટા કરી નાખ્યા હોય વ્યવહારો અને કદાચ નામ કાઢીએ નાખે પણ જીન્સ લે ને એને લેબા નાખે તો ત્યાં બાપના જીન્સ નીકળે સંબંધ પૂરો થાય ખરો દુનિયામાં કોઈ તોડી શકે બધા સંબંધો પૂરા થઈ શકે બાપ દીકરાનો મા દીકરાનો સંબંધ ક્યારે પૂરો થતો નથી ગમે તેટલા પેલા ઉલટા સુલટા વ્યવહારો થઈ જાય તો પણ એટલે મારી દ્રષ્ટિએ ઉત્તમમાં ઉત્તમ કોઈ સંબંધ હોય તો બાપ દીકરાનો સંબંધ છે બાપ દીકરાનો સંબંધ ઉત્તમ છે કારણ કે બાપ દીકરાનો સંબંધ પાછો એવો છે એક તો પૂર્ણ વિરામ ન થાય અને બીજું કે બાપનો વારસો ઓટોમેટિક દીકરાને મળે સો એ સો ટકા એને મળે અને ગમે તેમ કરે તો પૂર્ણ વિરામ ન થાય ન બાપ ના પાડી શકે હા એમ કે મારે એને વ્યવહાર નથી દીકરો દીકરો તો મારો છે છોકરો એમ કે છે મારે એમને સંબંધ હવે નથી પણ મારા બાપુજી છે કોઈ એને કાપી શકે ઉત્તમોત્તમ સંબંધ છે એ બાપ દીકરાનો છે દાદા ખાચર માનતા જ નથી કે હું ભક્ત છું આ ભગવાન થી એટલે હું કરું છું ના પણ શ્રીજી મહારાજ મારો બાપ છે ને હું એનો દીકરો છું બસ આ સંબંધને નાતે દાદા ખાચાનું સર્વસ્વ છે એ શ્રીજીનું છે મારા બાપનું જ છે એમાં હું મારું કેવી રીતે કરી શકું પિતાજી અને ઓટોમેટિક પાછું જે બાપનું છે એ દીકરાનું છે અને ઓટોમેટિક દીકરાનું છે એ બધું બાપનું છે આપણે બેઠા બેઠા વિચાર કરીએ કરીએ છીએ સમર્પણ કર્યું સમર્પણ કર્યું પણ તમે તમે અરસ્પર ઘરમાં કઈ બોલો છો મેં બાપાને સમર્પણ કર્યું એ સંબંધ દાદા ખાચરને છે બાપ દીકરાનો સંબંધ છે ભક્ત ભગવાનનો સંબંધ તો એક બાજુ રહી જાય છે અને આવો બાપ ક્યાંથી હોય રાખવા જેવો સંબંધ મારા વિચારથી બીજાને જે તે જે પ્રકારે સંબંધો રાખી શકે રાખવા સવો સંબંધ બાપ દીકરાનો છે કે એકવાર બાંધ્યા પછી ન તો ભગવાન આપણી સાથે તોડી શકે ન આપણે ભગવાન સાથે તોડી શકીએ ન ભગવાન એના મોખમાંથી વેણ બોલી શકે કે મારો નથી અને ન આપણે બોલી શકીએ કે મારો બાપ નથી કોઈ પણ હિસાબે એના પૂર્ણ વિરામ ના આવે અને બ્રહ્માનંદ સ્વામી કે જેવો તેવો તો એ પુત્ર તમાર પેટ પડ્યો તે અવશ્ય પાળવો છે ને જેવો હોય એવો હું તમારો છું આ સંબંધ અદભુત છે એટલે દાદા ખાચરનું સર્વસ્વ એ શ્રીજીનું જ છે અને શ્રીજીનું છે એ દાદા ખાચરનું છે એટલે દાદા ખાચરને કોઈ એમ કે કે દાદા આ તમારું છે તેમાંથી આમ કરશું આંખમાં પાણી આવી જતા મારું શું છે તમે એમ કેમ બોલ્યા તીરની જેમ એને બાણ લાગતું દાદા ખાચર ક્યાં તમારું છે એમ કોઈ બોલે તો બધું શ્રીજીનું છે બધું સંતોને પૂછો મહારાજને પૂછો જુઓ એક પ્રસંગ કહું દાદાના દરબારમાં એક ઘોડી વિયાઈને એને વચ્છેરો આવ્યો આ તો નાનકડું દર્શન બાકી તો ભાઈ એમણે હાલતા ચાલતા રેણા ઘરને મહારાજ ફેરવાવે બિલાડીના બચ્ચાને સાત ઘર ફરે ત્યારે આંખો ઉગડે એમ દાદા ખાચર ને બહેનોને હાલતા ઘડીએ રહેણાંક ઘર ફેરવવું લઈને રસોડું હોય બધા ઘરેણાનો આનો તેનો વસ્તુનો ચીજ સામાન બધું રહેણાંક ઘરમાં તો સમજો ને તરત એને મહારાજ કે આથી તમે લઈ જાઓ અમારે આને ઉતારા કરાવવા છે એ બધું ઉપાડીને બીજે જતા વળી ત્યાં થોડીક ઠરી ઠામ થાય છે વળી અહીંથી બધું લઈ જાઓ અહીંયા અમારે ફલાણા બૈરાઓને ઉતારો દેવો છે ગ્રહ એટલે ભાઈ હરિભક્તો આવે છે ઉતારો દેવો અને કોઈને કોઈને મારા દેશ દેશ ફરતા હોય તો એવું ગરીબ ગુરબા જેવો હરિભગત બિચારો હોય એને ઉપાડી આવે એટલે કમળસિંહ એના ઘરના હતા કમળસિંહ ને તો શું હતું કે એટલી વાટકીમાં શિરામણ એવી નાનકડી હાટડી હાલતી નહોતી ત્રણ ડબલી હોય છે ત્રણ ડબલા નાના મોટા એ અડધા ખાલી છે ને અડધા એમને પીડ્યા છે આવો એ ખાલી નામનો વાણીનો અને એના બૈરા ગામને ગોંદરે છાણ મેળવી ભેળું કરે છાણા થાપે ને એ રસોઈમાં પકાવે ને એ વેચે ને એમાંથી માંડ માંડ પૂરું થાય બળદ ગાડું એને ગામને ગોંદરે શ્રીજી મહારાજ ઉભું રાખ્યું તો એમના કમળસિંહના ઘરના હતા તે એને કે છાણ લેવા આવ્યા બળદ ઉભા રાખ્યા એટલે છાણ કરે પોદળા કરે એટલે લેવા આવ્યા મહારાજ કે એ અડતા ની હો બાઈ તો દાંત કાઢી કાઢીને ગોટો વળી ગઈ કે આમ દેખાવે તો મોટા માણસ લાગો છો પણ તમે બહુ ચીકણા તો કે કેમ તો કે ગોંદરે પશુધન ઉભું હોય ને પોદળા છાણ કરે એને તો આજ સુધી દુનિયામાં કોઈએ ના પાડી નથી લેતા નહીં આજ પેલા જોયા તમને કે છાણ લેવા આવીને તમે કીધું અડતા નહીં અમારું છે આ ભાઈ કે તમે તો ભાઈ કરી કે મહારાજ કે ના ના અમારે તમને લેવા દેવું છે ના નથી પાડતા તો તમે કોના ઘરના છો એટલે કે એ તો ઈ નહી નામ દો હવે નામ બોલે નહીં આપણે કેવાય ને ગામડામાં લગ્નવરો હતો ને ત્યાં પછી બૈરાઓ બધા જમવા જાય પછી એમાં એના પતિ હશે તો એ બાર ગામ ગયા હશે પછી બેન એમના પત્ની જમવા આવ્યા છે પછી ચાંદલો કરાવવો પડે ને એટલે એને કાઉન્ટર ઉપર પછી પચી પચાસ રૂપિયા ચાંદલો કરાવ્યો એટલે ઓલો લખવા વાળો હોય કે નામ બોલો હવે આ નામ બોલે નહીં તો ઓલો લખે શું એટલે કે દીકરા લખીને ઓલું પિંજરામાં શું હોય તો કે પોપટ હા જો ઈ લખો હવે નામ બોલે નહી આજે તો જતું રહ્યું બધું એ મહેશ જરા વાસણ ઉટકી નાખજે એ મહેશ નું તો નામ આ તો ખાલી નામ પૂરતું છે ભાઈ એને નથી ઉટકાવતા એને હેરાન કરતા નહીં આ તો વર્ષોથી મને મહેશ ઘરી ગયો છે એટલે અને આ બિચારો પણ પાછો બરમુડો પહેરીને દોડે બિચારો હા એક જણો જમવા બેઠો તેની ઘરવાળીને વઢવા માંડ્યો કે મારી બા બનાવતા એવી ફૂલકા રોટલી બનાવી એવી ફૂલકા રોટલી તો કે એવી ખાવી હોય ને તો તમારા બાપુજી બાંધતા હતા એવો લોટ બાંધતા શીખી જાઓ એટલે હવે તો બધા નામ બોલવાનું જ આવી ગયું આપણે અઠવાડિયું ભેળા રહીએ તો ખબર પછી પડે કે આ પતિ પત્ની છે નહીં એમ લાગે કે બેન ભાઈ છે ખબર જ ન પડે તુકારે બોલાતે મોહન અહીંયા આવે ને કાનમો અહીંયા આવે કાંતિ અહીંયા આવે કેમ છે આ બધા આવું જ ચાલતું હોય ખબર જ પડે નહીં કાંઈ અને તોય હજી દસ વર્ષ પહેલા એવું હતું પતિ પત્ની હોય પણ એને તમે એમ તો કહેતા આજે તો તું જ થઈ ગયું અને એ બધા એમ માને કે એમાં હેત બહુ હોય <laughs> તું કારમ હેત હોય તું ક્યાં ગયો તો ક્યારે આવવાનો છે એટલે ભાઈ આ તે કઈ આપણી સંસ્કૃતિ છે કઈ આ બધું સમાન કરી નાખવાનો જે છે ને બધા ઠીક છે નભ્યા જાય એટલે બહુ થઈ ગયું તો એક પછી નામ બોલાવવાનો આગ્રહ કર્યો એટલે તો કે તમે કોણ છો બાઈ કે તો કે અમે દાદા ખાચરના ભગવાન સ્વામિનારાયણ રડા હા ભગવાનના દર્શન થયા તો એની આગળ મારા નામ બોલવામાં કોઈ વાંધો નહીં બાઈક અને પછી કમળસિંહનું નામ બોલે ક્યાં છે તો કે ઘરે જ જાઓ એને બોલાવી આવો એ બિચારા આવ્યા દોડતા હાલો હાલો ઓલા ભગવાન સ્વામિનારાયણ આપણે નામ સાંભળ્યું ને એ આવ્યા ગામને ગોંધીને તમને યાદ કરે ત્યાં તો શેઠ આવ્યો હાથમાં ધોચ્યું પકડેલું ઢીલું પોચું દડીમ દડીમ દડાવે નહીં ઓલી ઓલી ગોકળગાઈ જેવા આવે એવું શરીર આવીને આવડ્યું હોય પગે લાગ્યા મહારાજ કે શું કરો છો તો બસ કાંઈ નહીં નાની હાટડી છે આવું છે હાલો ગઢડા સીધા ઉપાડ્યા પોતાના ગાડામાં એમને બેસાડીને લઈ ગયા બોલો ગઢડા દાદા ખાચરને બોલાવ્યા કે આના કરો ઉતારા અને ગામમાં કરી ગયો દુકાન આમને બોલવાનું અને કરવાનું એક એમ બોલે છે કોઈ કે આવા નવા પકડી આવો છો બહુ કઠણ છે પણ કઠણ એટલે નથી કે આ કોનું છે મારા બાપનું છે મારું છે એનું છે ને એનું છે મારું છે બાપ દીકરાનો સંબંધ છે સ્વપ્નમાં વિચાર આવતું નથી ક્યાંય તમને દાદા ખાચરના આખા ઇતિહાસમાં આ રીતે તો વર્ણન નથી થયું એટલે આપણે નોટિસ નથી કર્યું પણ દાદા ખાચરને ક્યાંય પોતાનો માલિકીપણાનો ક્યાંય એક અંશ દેખાતો નથી હમ દિવાલ પાડી નાખવી હોય તો દાદાને પૂછવાનું નહીં એને નહીં પૂછવાનું વાડી ખેતરમાં કઈ વાવવાનું હોય તો શ્રીજી મહારાજ કઈ વસ્તુને ઉખેડી નાખે કોઈ વસ્તુને વવડાવે જે કરવું એ કરે એમાં એવું નહીં કે ભાઈ દાદા ખાચેને પૂછો બીજા બોલાવો પછી કરીએ આ ઓરડા છે એનું આમ કરવું કઈ પૂછતા જ નથી અને આને કોઈ જો પૂછે તો એને દુઃખ થાય છે મને કેમ પૂછો છો જો સમર્પણ તમે જોવો તો ખરા અને એક બે દિવસ બે મહિના એક બે વર્ષ છે જિંદગી ભરના આવા ઓહો હો હો હો હો એટલે આપણી વાત ચાલતી હતી વછેરો આવ્યો નાનો ધીમે ધીમે ધીમે કરતા મોટો થઈ ગયો પણ એવો સરસ તોખાર ઘોડો ભાઈ આમ ઉભો હોય ને તો એમ લાગે જાણે દેવતા ઘોડો છે જોઈ દે આમ માણસ ચાલ ચાલતો હોય તો એવું લાગે તો એમાં કોઈ કોઈ દરબાર આવે મન મોહી જાય અને એમાં એક દરબારે આ ઘોડાને હજી માંડ માંડ ચડાવ કર્યો છે અને ઘોડો જોયો વછેરો એટલે પેલા દરબાર આવ્યા હતા ને મહેમાન ગતિએ એમણે કીધું દાદા ખચર એક રૂપિયા રોકડા ઘોડો આપી દે ત્યાં તો આંખમાં પાણી આવી ગયું કે તમે મને પૂછો છો ઘોડો મારો છે તમારે જોઈતો હોય તો શ્રીજી મહારાજને પૂછો એ મારા બાપાને પૂછો એને એને પૂછી જો મને ન પૂછાય આ તમારું નથી મારું છે જ નહીં કાંઈ એમને પૂછો એટલે પછી એમણે બે પાંચ જણા સાથે લઈને મહારાજની પાસે ગયા અને શ્રીજી મહારાજને વાત કરી કે મહારાજ આ મારે ઘોડો લેવો છે હજાર રૂપિયા રોકડા એક હજાર રૂપિયા એટલે સમજો ને દસ લાખ રૂપિયા થયા આજના દસ લાખમાં ઘોડો ભાગ્યો એ જમાને તો શ્રીજી મહારાજે સાંભળ્યું ન સાંભળ્યું ધડ ના પાડી નથી દેવાનો ઓલા કઈ બોલી ન શીખ્યા પણ બે ત્રણ જણા હતી પાઘડી હરખું કરતા કરતા બોલ્યા કે આ બધું ઠીક મારા ભાઈ હવે બધું સમજ્યા આવું ઘરાક કઈ મળવાનું નથી ભાઈ ગયા દરબારો હજી થોડા દાડા નથી થયા અઠવાડિયું નહીં થયું હોય ત્યાં શ્રીજી મહારાજ કે એ પાર્ષદો ઓલો ઘોડો લાવો અમારે ચડાવ કરવો છે અને હવે નાખો એના શું કહેવાય જીન કે એને કઈક નાખે ને ઓલું પલાણ એ નાખ્યું અને લાવ્યા ઘોડો મહારાજ ઘોડેસ્વારી એટલે શું તમે વાત કરો છો વડતાલમાં રંગોત્સવ થતા હોય બીજા રંગોત્સવ થતા માથે ઊંચો મંચ રચ્યો હોય ત્રણ ત્રણ ચાર ચાર માથોડા ઊંચો મંચ હોય એના ઉપર મહારાજ ઉભા હોય ત્યાંથી રંગના ફાટું ભરી ભરીને એક હાથમાં આંગળીએ જાલી હોય બીજો છેડો ફગાવે આખો ગગન છે ને આખો ગુલાબી થઈ જાય દેવતાઓએ રંગાઈ જાય કોઈ કોઈને જોવે નહીં આવ એની એની છટા હતી ના આમ રંગ ફેંકવાની ત્યારે એ તો વિચાર કરીએ છીએ ત્યાં આમ કઈક થઈ જાય છે તો જે દર્શન કરતા છે એનું થતું શું હશે અને એમાંય સંતો ભક્તો જયારે પિચકારીઓ લઈ લઈને જયારે આમ શેડ્યું ઉપર શેડ્યું નાખતા હોય અને જયારે ગીરધારી ઘાંઘા થઈ જતા હોય ત્યારે ત્રણ ચાર ચાર ચાર માથોડાનો મંચ બાંધ્યો હોય અને એના ઈશારે સમજનારા નાજા જોગે માણકી ઘોડીને ધીમે ધીમે પાછે પગલે લાવે અને શ્રીજી મહારાજ ત્યાંથી ઢાલનો ઘા કરી છલાંગ મારીને સીધા માણકી ઘોડી ઉપર આવીને ત્યાંથી ભાગી જાય જોઈ રે ક્યાંય ગયા એટલે ઉપરથી પડે ને માણકી ઘોડી ઉપર છલાંગ મારી સવારી કરી નીકળી જાય એની સવારી એટલે જોઈ રહેવું પડે તો એ ઘોડા ઉપર સવારી કરી અને પછી દાદાના દરબારમાં એને લીધો ગોળ ગોળ ચક્કરમાં ફેર્યો અડધો કલાક સુધી ઘોડો ફેર્યો જોનારાને તો આમ મૂર્તિ તાજુબી થઈ ગઈ એવો ઘોડો ફેરો જાણે આમ ક્યારેક ક્યારેક તો ઝાંખી ઝાંખી મૂર્તિ દેખાય એટલો ઝડપથી ઘોડો ફેરવે જોઈ ન શકો તમે આટલી તેજ ગતિથી ઘોડો ફેરે આવો ઘોડો સુરતમાં પીલુ સાહેબ ને એની હાજરીમાં અરદેસર પારસીના ગરમ ફળિયામાં ફેર્યો હતો હવે એ વાત ક્યારેક આવશે ત્યારે કહીશું એવો ઘોડો ફેર્યો અને ઘોડો પછી ફેરવીને ઉભા રહે એ જ વખતે એક ચારણ આવ્યો સાવ મુફલીસ ચારણ ભલે બાપ ભલે બાપ સહજા નંદરા પ્રભુ ભલે હો ભલે હો ઘણી ખમા ત્રિભવન નાથની ઘણી ખમા જય હો આટલું જ ચારણ જ્યાં બોલ્યો ત્યાં શ્રીજી મહારાજે ઓલા ઘોડા ઉપરથી છલાંગ મારીને ઘોડાની સરેક લઈ પેલા ચારણના હાથમાં દઈને કીધું કૃષ્ણાર્પણ મસ્તુ દસ લાખ નો ઘોડો આનંદ દઈ દીધો દાદા ખાચર ને એને કશું ન થયું તો બીજા કેટલાય ને ચૂક થયું ત્રણ વાર તો નવા જવું પડ્યું કે આમ તે કઈ દઈ દેવાતો છે અઠવાડિયા પેલા એક હજાર માં માગ્યો હતો અને આ ચારણ આવીને કીધું હું ભલે બાપ ભલે બાપ સહજાનંદ આ પ્રભુ ભલે હો ભલે હો ત્યાં તો બરાબર ઘોડો દઈ દીધો અને કયો ઘોડો કે આપણને એમ ઉમીદ હતી કે આ ઘોડા ઉભો હોય ઘોડાયરમાં અને હણહણતો હોય ત્યારે જયારે ગગન ગુંગજી અવાજ થતો હોય એવો ઘોડો આમ દઈ દીધો લ્યો ઘણી વાર દાદા ખાચર ને તો કઈ ન થયું આપણે ન કીધું બીજાને થાય આ આવું ઘણું છે દેનારાને કઈ ન હોય ને જોનારાને તકલીફ બહુ થાય તમે જોજો કોઈ જગ્યાએ કઈ દાન દે ને કોઈ આપે ને તો કે કેમ દાંત કરે એમને પણ દાંત પણ દાંત શું કાઢ બધું બે નંબર લ્યો પણ તો તું એક નંબર નું દે ને કોણ ના પાડે એ બે નંબર નું દે છે તું એક નંબર નું દે ને દેવું નથી કઈ ચોંટો છો શું કતકુંડી ના ઠળિયા ની અમુક ને જુદું જ દેખાય બોલો મંદિરમાં પ્રદક્ષિણા કરતા હોય ને તો કે આ ભગત બહુ સારા પ્રદક્ષિણ કાંઈ નહીં હવે ડાયાબિટીસ થયો છે એટલે હડિયાપાટી થયો છે એટલે ભાઈ ડાયાબિટીસ થયો છે તો એ પ્રદક્ષિણા કરે છે ને હવે એ બીજે રખડતો એના કરતા રખડે તો સારું જો ને પણ અમુક તમે જુદી જ રીતે વિચારતા ભજન કરો ધર્મ નિયમ પાળો આજે બધું ઘણું છે બદલી ગયું તો દાદાને કઈ થતું નથી મારું છે નહીં આમ જે જીવવું અને આમ જે સમર્પણ કરવું એને ઉત્તમ સમર્પણ કહેવાય છે વિચાર જ ના આવે ક્યારેક કોઈ એમ કે ભૂલે કે દાદા તમારા દરબારમાં ત્યાં એમ થઈ જાય મારો દરબાર આ કોનો છે પૂછવાનું નહીં અને સમર્પણ સર્વસ્વનું દાન મંદિર બનાવવાનું થયું તું ઓરડા પાડીને કર્યું છો હા એની કથાઓ બહુ લાંબી છે અમસ્તા કઈ ગરડું મારું હું ગઢડાનો એ કદી નથી મટવાનો એમ બોલે અને શ્રીજી મહારાજ ક્યારે ગઢડા એમ બોલ્યા નથી આ તમને બીજી વાત કહી દો ખાનગી જેમ ભગવાન અને ભક્તને લીધે એનું કોઈ સમર્પણ નથી સમર્પણ મારા બાપનું છે એટલે એનું છે અમારે પછી આપવાની વાત જ ક્યાં આવે દીકરો થોડો બાપને આપવા જવાનો છે બાપાનું જ છે અને વાત સાચી છે આ કેવું છે આ બધું આમે હકીકતે કોનું છે આખી દુનિયા આલમમાં છે એ કોનું છે હે કોનું છે આ પણ થયું છે કેવું છતાંય આપણે કહીએ છીએ ના મારું છે આ મારું છે ના મારું છે ના મારું છે બોલો નથી થતું તમારે ઘેરે સંતો પધરામણી કરવા આ મકાન પણ મારું છે આ ગાડી આ મારી છે <laughs> આ કેવું છે તમારે ત્યાં દીકરાનો જન્મ થાય દીકરો થોડોક વરસનો થાય પછી તમે એને રમકડા લાવી આપો ને હોંકારા કરજો રમકડા લાવી આપો ને હવે છોકરો રમકડાને આપો એટલે થોડી વાર થાય પછી તમે એ રમકડું માગો એ તો માલું છે જોયું તમે લાવી દીધું રમવા આપ્યું ત્યાં છોકરો હવે કોઈ માગે એ માલું છે એ માલું છે આપે આના જેવું થયું આપણને ભગવાને રમવા માટે આ બધું આપ્યું ને હવે આપણે કઈ માલું છે આ તો બધું માલું છે છોકર બુદ્ધિ છે એટલે છોકરાને ખબર નથી બાપાએ જ આપ્યું છે અને હવે બાપા માગે તો કે એને તો માલી છે હરિઓમ તત્સત ઉત્તમ સમર્પણ ભગવાન નો જ વિચાર સંત નો જ વિચાર સત્સંગ નો જ વિચાર ઉત્તમ સમર્પણ વાળાક દેશના સામત પટેલ લોયાના ત્રીજામાં એનું મહારાજે નામ લીધું શ્રીજી મહારાજ પાસે ગરડા દર્શને આવ્યા મહારાજ કે સામત ભગત આહિર હતા <laughs> મહારાજ બોલો જય સ્વામિનારાયણ <laughs> આહિર વ્યવહાર કેમ છે સારું છે વળી થોડી વાર બીજી વાત થાય મહારાજ કે કેમ છે ભગત વ્યવહાર સારું મહારાજ ત્રીજી વાર પૂછ્યું પછી પૂછ્યું જ નહીં સામત પટેલે બોલ્યા જ નહીં પછી સારું છે એમ ઉભા જ થઈ ગયા આપણે ઘણા ઉભા થઈ જાય હમણાં કઈક લખાવાનું કે છે સામંત પટેલ ઉભા થઈ ગયા શ્રીજીએ પણ કઈ બોલ્યા નહીં સીધા ઘેરે ગયા જેટલા ઘરેણા હતા ઘરનું મકાન હતું ઘરના જેટલી ખેતીવાડી હતી બળદ હતા સાતી હતા ચીજ વસ્તુ બધું જ વેચી નાખ્યું અને સાડા ચાર હજાર રૂપિયા રોકડા લાવ્યા નહીં ઘર નહીં ખેતી નહીં બળદ નહીં ગાય નહીં ભેંસ નહીં ઘરેણું ગાંઠું કોઈ વસ્તુ નહીં ઘરમાં સાવ વિક્ષુપ થઈ ગયા બધું વેચીને સાડા ચાર હજાર રૂપિયા લાવીને મહારાજના ચરણમાં મૂક્યા મહારાજ ઉભા થઈ ગયા આ શું બસ મહારાજ તમે કીધું ને વ્યવહાર કેમ છે હું સમજી ગયો કે આ ગોપીનાથજી મહારાજનું મંદિર બને છે તમે બનાવો છો તો તમારે એમાં જરૂર છે હા જરૂર હતી પણ આટલા બધાની નહોતી અને આટલા બધા તો કોઈ ખેડૂત ખેતી કરતો એના ઘરમાં રોકડ ન પીડ્યું હોય તમે ક્યાંથી હોય મહારાજ લઈ લ્યો અંતરયામી છે તો બીજા આજુબાજુ બેઠા હોય એને જણાવવા એટલે ના ના બોલો બોલો આ લાવ્યા ક્યાંથી મહારાજ બધું વેચીને લઈ આવ્યો છું આ હા હા હા હા આંખ ભીની થઈ ગઈ મહારાજ માથે હાથ મૂકી દીધો અરે પટેલ સામત આ તે શું કર્યું તારા છોકરા <laughs> એ બધું મહારાજ થઈ જાય છે તમે છો જ ને બાપ બેઠો તો છોકરાઓની ચિંતા છે નહીં નહીં નહીં આ બધું પાછું લઈ જા અમારે આવી રીતે નથી જોતું જો ભાઈ ગ્રહસ્થોને સમર્પણની વાતો કહીએ છીએ એમ ધક્કો મારવાનો પણ છે ને ધર્મ છે ને એ સાધુ સંતોનો ધર્મ છે એ સમર્પણમાં આવે હો સમજવું પડે આ થોડા વખત પહેલા આપણે આ સમર્પણનું ગયા શુક્રવાર ચાલતું હતું ને <laughs> એટલે હાલો એ નથી વાત કરી કોકને ખોટું લાગશે તો શું થયું મહારાજ કે આ લઈ લ્યો ના મહારાજો છેવટે મહારાજે અડધું રાખ્યું લ્યો અમે બે હજાર રાખીએ છીએ આ બીજું તમે લઈ જાઓ ઘર ખોરડા વસાવો આ બધું કરો અમારી આજ્ઞા છે જાઓ પ્રસાદીનું સમજીને લઈ જાઓ ત્યારે પાછું આપ્યું સર્વસ્વનું આમ કોણ કરી શકે ત્યારે લોયા વચનામૃતમાં એની જગ્યા પડતી છે ત્યારે એનું નામ લખાતું છે ત્યારે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી શુકાનંદ સ્વામી પોતાની કલમે આમ ડબોઈને લખતા છે વાળાક દેશના સામત પટેલ આહિર સામત એના હાથે નામ લખાતું છે હે શું વાત છે ભાઈ કામ કરી ગયા ને જેટલી વાર વચનામૃતના પાઠ કરો એટલી વાર સામત પટેલનો પાઠ થાય એ સામત પટેલનો નથી સમર્પણનો પાઠ છે સાલું બહુ વિચારીએ ને તો હાર્ટ એટેક આવી જાય હે કઈ વિચાર જ નહીં ને પોતાનો કે છોકરાનો શું થાય બૈરાનું શું થાય એના બૈરાને ધન્યવાદ છે ને કે આડું આવ્યા નહીં નહી રાજા તરત કે એ હું તારું અર્ધાંગુ છું અર્ધું અંગ છું આ ક્યાં લઈ જાય બધું ગાંધી બાપુ નહોતી તોડી તકરાર થઈ કસ્તુરભાઈ કસુરબાને તોય સલામ કરોડ કરોડ ભાઈ કઈ સામાન્ય માં છે એવાય થવા છે બહુ કઠણ છે ઉત્તમ સમર્પણ ભગવાનનો જ વિચાર બીજા પોતાનો જરાય વિચાર નહીં હો કોઈ વિચાર આ વાત એટલા માટે ચાલે છે કે આ આવું બધું થાય ત્યારે જ પેલી સિદ્ધિ મળે છે જે સત્સંગત્વે નિસંગત્વ આ કઠણ છે પણ આ હવે મધ્યમ સમર્પણ આપણે દ્રષ્ટાંતો આપીશું એ બધા છે જ બધા ઉત્તમ સમર્પણ વાળા પણ એના જીવનમાં જેવા મોકા મળ્યા એને આપણે સમજાવવા માટે આપણે એને મધ્યમ સમર્પણ નામ આપીએ છીએ બાકી શ્રીજી મહારાજના વખતમાં તો ક્યાં બધા ખજાના જ હતા મધ્યમ સમર્પણ પોતાનો વિચાર ખરો એને પોતાનો પરિવારનો વિચાર આવે પણ પેલા ભગવાનનો પેલા સંતનો પેલા સત્સંગનો વિચાર આવે કંઈક કરવા માટેનો પછી પોતાના પરિવારનો વિચાર આવે એને શું કહેવાય મધ્યમ સમર્પણ કહેવાય કમાણી થઈ તો પેલા તો દસમો વિશ્વાસ એક બાજુ ભગવાનનો ભાગ છે આ પેલો વિચાર એને યાદ મારું છે જ નહીં આ મધ્યમ સમર્પણ વાળો અને એ આપ્યા પછી જે વધ્યું એમાં એને પોતાનો પરિવારનો વિચાર પછી પેલા કોનો ભગવાનનો સત્સંગનો સંતનો હા આ મધ્યમ સમર્પણ છે આંબા ગામના દેવશી ભગત બધા હરિભક્તો થોડા પછી મંદિર ગામમાં પેલા માટીના બનાવતા ને ત્યારે ચણી ચણીને એ મંદિર બનાવે ભગવાન સ્વામિનારાયણ બનાવતા બનાવતા મંદિર આખા દિવાલ બધા હાથે બધું બની ગયું ગામના લોકો ખેતી કેટલી હોય આવક કેટલી હોય મોડા વર્ષો આવતા હોય મંદિર પૂરું થયું અને કાટમાળ લાવવાનો થયો નળિયા લાવે વાંસ લાવે આ બધું લાવવું પડે બધા માળવાનો સામાન લાકડાનો એનો પૈસા ખૂટી ગયા એટલે દેવશી ભગત આગેવાન એમણે કીધું ભક્તો બધા આપણે કંઈક કરવું તો પડશે ને થોડું થોડું કારણ કે નહીતર હવે તો મહિના પછી આ આવ્યો જેઠ અને આવ્યો વરસાદ તો આ બધું મંદિર ઓગળીને પાછું જમીન ઉપર તો આ કર્યું ન કર્યું નો કઈ અર્થ નહીં રહે એટલે આપણે માળી તો લેવું જ પડે તો કે માળવું તો છે ભગત પણ ઘરમાં કઈ જોઈએ ને હવે મિલકત નથી મૂડી નથી એટલે હવે શું કરવું બધા હાથ ઊંચા કરી નાખ્યા એટલે દેવસી ભગતે વિચાર કર્યો કે શું કરવું હવે એને એના છોકરાના લગ્ન લેવાના એનું ઘરેણું ગાંઠું બધું પડેલું એને વેત કરી રાખેલો બધો કરેણાનો એટલે વિચાર કર્યો પહેલા ભગવાન પહેલા સત્સંગ છોકરા તો આવતી સાલ પરણે એમાં શું ખાટું મોડું થઈ જવાનું કે એમાં કઈ મુહૂર્ત તો બીજા છાંડી જ નથી જતા આવતી સાલ વાત ઘરેણું ગાંઠું બીજું જે હતું બધું વેચી નાખ્યું અને એનો માલ સામાન લાવીને પોતે એકલે ખર્ચો કરીને મંદિર માળીને પૂરું કરી દીધું સંતોને બોલાવીને મૂર્તિ પ્રતિષ્ઠા કરીને હરિભજન કરતા થઈ ગયા કોઈ ગામનો હરિભગત બોલ્યો નહીં ભગત તમે એકલા આ બધું કર્યું ઉલટાનું કોકે કીધું ભગત વેચી નાખ્યું છોકરાને પરણા છોકરા તો પરણશે નહીં પરણે તો શું એમાં ખાટું મોડું થયું ભગવાન મેળ્યા એ જ મોટી વાત પરિણે વળી કોણ જવા દો જવા દો પણ મારું મંદિરનું કામ પૂરું થઈ ગયું બધું થઈ ગયું વાત પૂરી થઈ ગઈ ને એના વેવાય હતા એ મારા કલટ થયા એ કે લગ્ન તો ઓણસાયલ જ એ આઘું પાછું નહીં થાય નહીતર અમે સગપણ ફોક કરીએ અરે ભારે તમારી ભલી થાય એક વર્ષમાં મોડું શું થઈ જાય છે તો કે ના અમારે પછી ન મેળ પડે અમારે જે રીતે નક્કી થતું એમ જ કરવું પડે તાકીદ થઈ અને એ જમાને એકવાર તૂટી જાય પછી બીજી વાર થવું કઠણ અત્યારે ગમે એટલી વાર તૂટી જાય તો જૂટાઈ જાય એવું તો કોઈ પ્રોબ્લેમ નહીં એટલે હવે કરવું શું નજીક આવવા માંડ્યા દિવસો ભગવતને મૂંઝવણ મળી થવા કે મારું શું કરવું અને કોઈ સહાય કરે એમ નથી કોઈ ઉછીનું દે નહીં કે મંદિર માટે એટલું બધું લાવી લાવીને કર્યું હોય એટલે બધા કે આ તો બધું બધું લૂંટાવી દીધું એનું ઘરનું દઈ દીધું હવે આની પાસે ઉછીનું દેવાય વેપારીઓ પાકા તો હોય ને એટલા તો એટલે આપે કોઈ નહીં લગ્ન કેમ કરવા નહીતર સગાઈ ઠોક થાય રાત્રે બેઠા બેઠા માળા કરે છે ને એમાં અજવાળો થયો ને ત્યાં આનંદ સામે ત્રણ છગલા વાળો પ્રભુ આવી સામે ઉભા રહ્યા ભગત શું ચિંતા કરો છો અરે મહારાજ આંખમાં પાણી આવી ગયા પેલો વિચાર શું આવ્યો ખબર છે મહારાજ મારા ઉપર દયા કરજો મેં તમને અડધી રાતે ધક્કો ખવડાવ્યો ઓહો હો મેં તમને અડધી રાતે ધક્કો ખવડાવ્યો મહારાજ હું સમજી ગયો છું તમે શું કામ આવ્યા છો આ આવવું જ પડે ને ભગત તમે અમારા માટે કઈ ઓછું કર્યું છે નહીં નહીં મહારાજ પણ નહીં ભગત જરાય ચિંતા કરતા નહીં હા ભગવાન ઉભા રહી ગયા હું આને અત્યારે જો કાંઈ દઉં ને તો લેશે જ નહીં જે માણસ એમ બોલી ગયો હું તમને અડધો રાતે ધક્કો ખવડાવું છું લેતો હશે કોઈ એટલે મહારાજ એટલું જ બોલીને અદ્રશ્ય થઈ ગયા જાઓ ભગત મુંજાતા નહીં તમને ઉછીનું કોઈ ઉધારું નથી આપતા ને આપશે બસ ભલે તો મહારાજ રાજ અદ્રશ્ય થઈ ગયા સામે ખબર મોકલા લગ્ન વધાવીએ છીએ વધાવ્યા જ્યાં જાય ને ઉછીનું આપે અરે ભગત તમને ના પડાય માળો આ આ ભગવાનને કરવું હોય તો દુશ્મને આપે અને ભગવાનને ન કરવું હોય તો સગો બાપે ન આવે સગો દીકરો ન આપે દિલોજાન દોસ્ત પણ ના આપે ક્લોઝ ફ્રેન્ડ કોઈ આપે નહીં જ્યાં જાય થી આજુબાજુના ગામડેથી ગમે તે નાનકડું સિટી હોય શહેર હોય નાનકડું ખરીદી કરવા જાય ભગતને હોશે આપે અરે ભગત અમે તમારું નામ શું ભીડ્યું છું લઈ જાઓ તમ તમારે વાપરો ધામધૂમથી લગ્ન કર્યા ગામને જમાડ્યું જાન લઈને નીકળ્યા વેવાઈને માંડવે પહોંચ્યા અને વેવાય પાછો આડો ફાંટ્યો એ કે જેને આપણે દહેજ કહીએ એ જમાનામાં એમ કેતા માંડવો વધાવો પછી અરે ભગત કે તો આપણે વાત ક્યાં થઈ જાય તો કે એ થઈ કે ના થયો માંડવો વધાવો બસો રૂપિયા રોકડા મૂકો પછી દીકરી વરે નહીં તો જાન લઈને પાછા જાઓ આ પાછું લઈને ક્યાં જવું આને તો બોલવું છે ભગત હવે મૂંઝાણા હવે શું કરવું અને ચારે બાજુ વિચાર કરે ભાઈ કોઈ દે રૂપિયા કોણ દે ત્યાં તો આમથી હો અણિયાળી આંટી વાળી પાઘડી ઉપર વળ ઉપર વળ લઈ ગયેલા આ હા દશેય આંગળીઓ વેડ પહેરેલા લાંબો છપ્પા લાંબો કોટ પહેરેલો અને કોટ કોટ બધા સોનાના જડેલા બટન લગાવેલા હાથમાં નાનકડી લાકડી રાખી છે ધડકતું ધોતિયું છે હશે ત્યારે ખાડામાં ગાલમાં ખંજન પડે છે એમ ફૂલ જરતા એ વાણી બોલતા બોલતા અરે દેવશી ભગત કહા હૈ હતો હતો દેવસી ભગત કહા એ હે દેવસી ભગત જોઈ ગયા જમણે ગાલે ટીપકડી જોઈને આંખમાં પાણી આવી ગયા મારો બાપ આવ્યો છે ઓળખી ગયા ભગત કાહે કો મુંજાતે કાઈ તકલીફ લે અરે મહારાજ પૈસાની તકલીફ એ આપો હારે નોકરડા લાવેલો આપો ભગત કોથળી ખારા છલવી ડગલો વેવાઈને કીધું લઈ લ્યો આમાંથી તો કે આવા તત્કાળ રૂપિયા ક્યાંથી આવ્યા સાચા છે ખોટા સોનીને બોલાવો બોલાવો સોનીને બોલાવ્યા બોલો વેવાય હશે કેવો તમને એના આચાર ઉપરથી ખબર પડી જાય છે ને આ કેવો માળો ભટકાણું કેવું પણ એમ નહીતર ગમે દીધું લઈ લેવું જોઈએ ને માળો આ એક એક વસ્તુ આવું કરે સોની બોલાવવાનું સોની એ કસનો પથરો કાઢ્યો અને આમ કરીને આમ ઘસીને કે જિંદગીમાં જોયા નથી આવા રૂપિયા જિંદગીમાં જોયા નથી કે ત્યારે ઓલા દેવસી ભગત બોલ્યા કે હોય જ ને અસલી આ તો અમારી જુનાગઢ ની પુરુષોત્તમ ની પેઢીના છે પુરુષોત્તમ શેઠ ની પેઢીના જુનાગઢ ના પુરુષોત્તમ શેઠ ની પેઢીના રૂપિયા છે હે અસલી માલ છે અચલી માલ છે અચલી માલ છે બસો રૂપિયા લઈ લીધા દેવસી ભગત બધું એક બાજુ કરીને કોથરી ભરીને મારા મહારાજ કે લઈ લો લઈ લો ભગત <clears throat> ના મહારાજ મહારાજ માંડવો વધાવાઈ ગયો <laughs> હે ઓલું બધું બાકી લઈ આવ્યા છો <laughs> અરે મહારાજ એ તો વેણ સાંભળજો વાંચે નહીં મળે હું તમને કહી દઉં ચોપડાના થોથા વાંચી વાંચીને મરી જાઓ ને તો આ વાક્ય અમુક નહીં નીકળે તમને ભલે લખાયો છપાયેલા હોય એટલે કહીએ છીએ વાંચવા કરતા સાંભળો હે શ્રીજી મહારાજ કે લઈ લો લઈ લો અરે મહારાજ એ તો ખેતીની પેદાશ વેચાય છે એટલે થઈ જાય છે ભગત છોકરો મારે પરણાવવાનો છે લઈ લ્યો હા હા છોકરો મારે પરણાવવાનો છે લઈ લ્યો તો હું માનસ કે મારો દીકરો છે હું મને મારો દીકરો માનું છું લઈ લે લઈ લે બાપ લઈ લે પાંચસો રૂપિયા લેવડાવ્યા લઈ લ્યો કોથળી ધામધૂમથી લગ્ન કરો હા અને ખરેખર તમને તમારો દીકરો પરણતો હોય ત્યારે કહું તૂટતી ન હોય તો આમનો એ દીકરો માન્યો ને એને પરણાવતા ત્યારે એને કહું ન તૂટે હજી કે લઈ લેજો ના મહારાજ હવે બસ છે ભાવ થઈ ગયા અને મારા હાલતા હાલતા હાલતા દ્રશ્ય થઈ ગયા વાસ ભાઈ આ ઉત્તમ સમર્પણ જ છે પણ જયારે આપણે સમજવા બેઠા છીએ ત્યારે એ મધ્યમ એ કે જે ભગવાનનો વિચાર પેલો પોતાનો વિચાર પછી એ ખોપાળાના જેઠા માણિયા સાધુ આવ્યા હોય ઘરે કઈ કીધું મારે વાડી આંટો મારવા જવું પડે એમ છે પણ તું દૂધ બધું સાધુ મોકલી દેજે પણ બાય અવળી મોકલું ને મેળવી દીધું મિલાવી દીધું છાશમાં જમાવી દીધું હાજે વગરે પૂછ્યું સાધુ દૂધ મોકલ્યું તો કે ના ના તો મેળવી દીધું તું અરે અરે તારી ભલી થાય તી સાધુ શું ખાશે તો સાધુ છાશ ખાશે એ બાઈ બોલી ગઈ સાધુ છાશ ખાશે શું ખાશે એટલે <clears throat> ભગત કે એમ ભલે લે ત્યારે સાધુ છાશ ખાશે ભાઈ કે આપણે બધું દઈ દઈએ તો છોકરા શું ખાય આપણે દઈ દઈએ સાધુને તો છોકરા શું ખાય જો બાઈને પેલો એનો વિચાર છે ભગતને પેલો વિચાર સાધુનો છે બાઈ એમ કે છે કે આપણે દઈ દઈએ તો છોકરા શું ખાય ભગત એમ કે છે કે તમે દિયો નહીં તો સાધુ શું ખાય તો બાઈ કે છાશ ખાય ભલે ભગતે પછી જે ભેંસ્યું હતી ને બે ભેંસ્યું છોડી માણસને મોકલી ગરડા મોકલી દીધી અને પરમાનંદ સ્વામી હતા એને જઈને કહી દીધું બે ભેંસો ભગતે મોકલીશ બાંધી દો ગોપીનાથજીના થાળના સેવામાં ભગતે મોકલી છે મારા જે નારાયણ કહેજો મોકલી દીધી રાતે આ કામ કર્યું સવારે બાઈ તો હરખ પાણી થઈને મીઠાના દાંટના પાગણી પાણીના કોગળા કર્યા વગદળ વગદળ અને એનું બોગડું લઈને એલા હરજો હોય ને ઢોરનું રાખવાનું એમાં દોવા માટે ગઈ ભેંસ જ નહીં ફાનસ ની વાઈટ ડબલ ચડાવી ખાલી ખીલા ઠૂઠા ઉભા મારે હારે બે બેસું ક્યાં ગઈ ભગત તો ઉભા બેઠા જ તા ઢોલિયામાં ભગત આ ભેંસું ક્યાં ગઈ ભેંસું ગઈ ગઢડા કેમ મેં તો આપી દીધી થાળમાં સેવામાં તે છોકરા શું ખાય છોકરા છાશ ખાય છે છોકરા છાશ ખાશે હવે સવારેથી હાલતી થઈ જાય છે હાથમાં ઘડી લઈને આખા ગામ વચ્ચેથી નીકળજે અને પેલા પટેલ ને ત્યાંથી તું છાશ માગી આવજે તેથી બોલ્યો નહીં મારે આ કરવું તે એટલે બાકી મારા જેવો પછી ભૂંડો નથી હવે તું હાથમાં દોણી લઈને આખા ગામમાં રખડજે અને છાશ માંગજે અને છાશ માગી માગીને છોકરાને ખવડાવજે મારા સાધુ દૂધ ન ખાય તો ધૂળ પડી આપણે દૂધ પીવા માટે અને ભગતે દૂધ પીધું નહીં ખાધું જ નહીં ઓલો રાજાભાઈ છે ડાંગર એને એને રસોઈમાં દીધું નહીં તો સાધુ થઈ ગયા લ્યો આપણા પુરાણી સ્વામી ગુરુ એમના ગુરુ ગોપીનાથ દાજી સ્વામી એમના ગુરુ ધર્મ સ્વરૂપ દાજી સ્વામી એ ગોખરવાળાના નામ એનું અર્જુન સાધુ હોય ત્યાં ખરા ગુણાતીતાનંદ સાહેબ બધા મોટા સંધો આવે એકાદશીથી પારણામાં દહીં જમાવેલો દોણો ઉપાડ્યો માટલી ત્યારે માટલીમાં મેળવતા ને માટલીમાં જમાવેલું ગોરસ એટલે ગજબનું થાય ભાઈ તમે એ તમે ખાધું નથી એટલે શું ફ્રીજના લોંદા ખાઈ ખાઈ ડૂંટા ચોટી ગયા તમારે એ ગોરસડું ઉપાડ્યું અને બાએ કાઠલો પેકડ્યો ક્યાં લઈ જાવ છો તો કે પારણું છે ને એકાદશીનું સાધુ મંદિરે આપતા એમ દેવાતા છે બધું દઈ દેવું છે સાધુ બધું દઈ દેવું છે જી હોય તે સાધુ જ બેડ્યા સાધુ જ બેડ્યા છે બે ને જપાતી મારું ભગવાનને કરું ઉપલો કાઠલો તૂટી ગયો બાઈ હાથ માર્યો દોણો આના હાથ મારી ગયો આ લઈને મંદિરે આવ્યા હવે આવું બોખું લઈને આવે સાધુ નહીં થાય ને મારું આ શું આવામાં કોઈ જમાવે જ નહીં એ ભગત આ શું છે કાંઈ વાંધો નહીં કાલ એકાદશી હતી ને એટલે આવું થાય સમજી ગયા ઘરમાં ધમાલ થઈ છે અને એ વખતના સાધુ સમજદાર એક જ કટોરા જેટલું લીધું એ તર આઘી કરીને બૈરાવને તરનું બહુ મહિમા કારણ માખણ નો પીંડો એમાં ઉતરે એટલે તર ગોદડા જેવી આંગળીયા એક એક વેઢો જેવી તો તર જામે હવે તો શું જોઈએ આંગળીઓ આંગળીએ ચોંટી જાય એટલી તર હોય એવળી બોલે માપેલું માપે કેટલા ફેટ છે બે ફેટ છે તો તમે આઠ ફેટ નું ખાવ તો શું થાય તો કે કોલેસ્ટ્રોલ થાય એટેક આવે એટેક આવે હે એટેક આવે પી શકતા છે કઈ હળી ઉભી રહી જાય એવા દૂધ પીએ કે હવે કોઈ ત્યારે એટલે આમ ગોદડા જેવી તરાઘી કરી એક કટોરા જેટલું લીધું એમાં પાણી નાખી છાશ નાખીને પારણામાં સંતોય વાપર્યું અને ભગતને કીધું આ બધું લઈ જાઓ પાછું મારા નથી લઈ જાઓ અમારા હમસે લઈ જાઓ પછી લઈ આવ્યા રડતા રડતા પણ મૂક્યું બૈરાને ગુણાવ્યું પણ ભગતને જયારે માટલું ખેંચ્યું ત્યારથી સંકલ્પ થયું કે ધૂળ પડી ધૂળની આરે ધૂળ થઈને ઢોર આરે ઢોર થઈને ખેતી કામ કરીએ બે બળદને આરે ત્રીજા આપણે એમ મજૂરી કરીએ જયારે ક્યારેક સાધુ આવે ત્યારે જમાડવાનો વારો આવે ત્યારે આ બે કાવડિયાનું બૈરું આડું પડે અને એ વળી કે આપણે પરણીને ઉપાડીને લેવા અને વળી પાછું ઘરમાં ગરદણી થઈને બેઠું આ તો હું આમસ રીતે કઉ છું મને તો જેમ ઉપડ્યું એમ કઉ તમે ઘરમાં ઝઘડો કરતા ની પાછા બહુ સન્માન દેજો અને ત્રણ વાર પગે લાગજો હા હા વળી પાછા એમ કે સ્વામી આવું શીખવાડે હું બાપા હું બાપા કઈ શીખવાડતો નથી હું તો કથામાં આવે એ કઉ છું હું તો માઇક્રોફોન છું પણ ભગત ને થઈ ગયો કે હવે ઘરમાં રે હરામ બધું મૂકીને સાધુ થઈ ગયા અને પછી એની કથા આગળ આપણે બહુ સરસ કરી છે એ ધર્મસ્વરૂપ દાસજી થયા એ આપણા ગુરુના ગુરુના ગુરુ છોકરા છાશ ખાશે શું ખાશે એટલે શું પેલા ભગવાનનો વિચાર અને પછી પોતાનો વિચાર પરિવારનો વિચાર એને શું કહેવાય મધ્યમ સમર્પણ છે હા આપણે આ ગંગારામ બાપા ઠકરાએ રહેતા હવે તો ધામમાં ગયા જીવા ત્યાં સુધી કામ જ્યાં સુધી એના શરીરે કર્યું ત્યાં સુધી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા પાયામાંથી આ ગુરુકુળમાં એ ગંગારામભાઈ ઠક્કર પણ પછી સ્વામી ધામમાં ગયા ત્યાર પછી પોતાનું શરીર ચાલ્યું ત્યાં સુધી એને દુકાન હતી કઈ બિસ્કિટ ગલી કે કઈ મને ખબર નથી એ ત્યાં એમનું હતું દુકાન પણ ગમે ત્યાં અહીંથી નો કે કોઈ સંતોનો ફોન જાય દુકાનને તાળું મારી સીધા અહીંયા પેલા સત્સંગનું સંસ્થાનું પેલું કામ આ ગમે હોય તાળું મારી નીકળી જાય તે બબે ત્રણ ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા ગાંધીનગરના નાનતેન બધા કોઈ પણ કાયદા ખાતા કે એ બધું બાપા એ જ કરે બીજું કાંઈ પણ નાનું મોટું કામ હોય એ જ કરે તાળું મારી દે દુકાન બંધ કોઈ દિવસ એમ ન બોલે કે દુકાન બંધ કરીને આવું છું પછી પાંચ વાગે આવું છ વાગે આવું ના પછી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ કે જ નહીં ત્રણ દિવસ દુકાન બંધ છે રેકોર્ડ થાય થાય બાપા કઠણ છે અને પાછો એટલો ને એટલો સામે રેકોર્ડ એ બાપાનો અનુભવ એ વારંવાર એ કહેતા કે તમારે સંતો મુંજાવાનું નથી છે જ નહીં તમારે મુંજવણ જેવું કઈ રાખવું જ નહીં તમારે જયારે હોય ત્યારે હુકમ કરી દેવાનો કેમ કે મારે દુકાન બે દિવસ બંધ રહે ત્રણ દિવસ બંધ રહે અઠવાડિયું બંધ રહે જેટલા દી બંધ રહે સંસ્થાના કામ માટે સંસ્થા માટે હા હું જયારે દુકાન ખોલું એક જ દિવસમાં બધા દિવસનું હાટું વળી જ જાય છે કોણ જાણે કેમ ઘરાકી આવે છે મને હજી સુધી ખબર નથી મને ક્યારે ખોટ પડી જ નથી ત્રણ દિવસ પછી ખોલું તો ત્રણ દિવસનું એ કાર્ય વેપાર થઈ જાય અઠવાડિયા પછી ખોલું તો અઠવાડિયાનો વેપાર એક જ દિવસમાં થઈ જાય તો મારે શું ખોટ છે મારે તો બે હાથમાં લાડવા જ છે અને આ અનુભવ એક પણ વખત ચૂક્યા વગર એનો જિંદગીભરનો રહ્યો શું વાત છે ભગવાનને ઘેર કહેવાય છે કે દેર છે પણ અંધેર નથી એવું કહેવાય પણ આ તો દેર પણ નથી જો દુકાન ખોલે ને ઢગલો ગજબ ગજબ કી બાત હૈ એટલે મધ્યમ સમર્પણ વાળા તમે એની પાસે આપણે અનુભવ હોય ને સંતોરે જયારે વાહનની સગવડતાઓ નહોતી કાંઈ નહોતું હવે તો ગાડીઓ ક્યાં મૂકવી પાર્કિંગની જગ્યા ઓછી પડે એટલા વાહનો છે આવડાથી માની મોટા મોટા વાહનો છે જાણે આપણને એમ લાગે વાહનો વિયાણા છે શું <laughs> એવા નહીતર બીજાની પાસે ગાડીઓ માગવાની હોય ક્યાંય જવાનું હોય પણ મધ્યમ સમર્પણ સમર્પણની ભાવનાવાળા એ માગો વાત કરો તરત ડ્રાઈવર પેટ્રોલ સાથે ગાડી મૂકી જાય અથવા કે પોતે આવે લઈ જાય પોતે ઓફિસે જવાનો હોય બહારગામ જવાનો હોય કોઈ કામે જવાના હોય તો ગાડી છોડવી નહીં પેલા પેલા સંસ્થા માટે પેલા સંતો માટે પેલા ભગવાન માટે અમે એ અમે કરી લઈશું કોઈનામાં અમે ચડી જઈશું કોઈ બસમાં વ્યા જઈશું ટ્રેનમાં વ્યા જઈશું અરે ગામમાં જવું છે રિક્ષામાં વ્યા જઈશું અમારી ચિંતા કરો અમે ગમે ત્યારે ખડી લઈશું લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ પૂછતા જ નહીં સામેથી ફોન કરો ત્યારે લેવા આવે નહીં માગવા આવે નહીં આ કઈ આ સામાન્ય છે આ મધ્યમ સમર્પણ છે હવે કનિષ્ઠ સમર્પણ પેલા વિચાર પોતાનો અને પછી આવે વિચાર ભગવાનનો આ એ છે કનિષ્ઠ કનિષ્ઠ ગાડી માગો તો નવરી પડી હોય તો લઈ જાઓ જવાનું હોય તો કે તમારી વાત સાચી પણ આજે મેળ પડે એમ નથી આને શું કહેવાય સમર્પણ ખરું પણ એમને પડ્યું હોય તો વધારે હોય તો પેલા પોતાનો વિચાર કરે છે વિચારા એ સામાન્ય નથી પણ છતાં છે કનિષ્ઠ હા પેલા પોતાનો વિચાર ઘરમાં આ તે બધી વ્યવસ્થા બધું ખર્ચ આ તે બધું છોકરાનું ભણાવવા ગણાવવાનું બધું એ બધી જ વસ્તુઓ પેલા વિચારવાની પછી દાન ધર્મ આવે તો પછી કરવાનું થાય એ ક્યાં સુધી ડેડલાઈન દશાંશ વિશાંત અટકી જાય ત્યાં સુધી થાય પછી આગળ ન વધે એને કહેવાય કનિષ્ઠ પણ દશાંશ કાઢે ખરો અટકે ત્યાં ખરો પેલા પોતાનો વિચારે પછી એમ વિચારતા વપરાતા વપરાતા દેતા કોઈ કામ પ્રસંગ એ બધું ગણે એ ગણીને એ દશાંશ સુધી આવે ત્યાં એની ડેડલાઇન થઈ જાય બાઉન્ડ્રી એને શું કહેવાય અને જે દશાંશ વિશાનો વિચાર જ ના કરે આપવાનું વાપરવાનો જ વિચાર ના કરે થોડું ઘણું વાપરે થોડું ઘણું સમર્પણ બાકી પોતાનો વિચાર કરે હમ એને શું કહેવાય અતિ કનિષ્ઠ થોડું ઘણું વાપરે કે લાખ રૂપિયા કમાઈ સો રૂપિયા માંડ માંડ પોચ ફળાવે એ પ્રસાદ લઈને જાય હવે આમાં તો સાંભળવાનું ને આપણે ક્યાં ફિટ પડીએ છીએ એ જોવાનું હે બાપા અને એનાથી પણ એક નીચે છે પોતાનો જ વિચાર ભગવાનનો સંતોનો સત્સંગનો વિચાર જ નહીં બસ એને સ્વપ્નમાં ગમે તેટલું સાંભળે ગમે એટલું કરે તો આમ અર્પણ કરવું આ કરવું તે કરવું એને વિચાર જ ના આવે એને અતિ અતિ કનિષ્ઠ કહેવાય અધમ શબ્દ સારો ન લાગે એટલે બોલાય નહીં <laughs> અતિ અતિ કનિષ્ઠ કે જેને પોતાનો જ વિચાર છે ભગવાનનો સંતોનો વિચાર જ સત્સંગનો વિચાર જ નથી આવતો વિચાર જ નથી આવતો સ્કૂલમાં વાર્ષિક દિનો છે એટલે પાર્ટી રાખી છે તેમાં ગુલાબજાંબુ બનાવ્યા છે બધા છોકરાઓ શિક્ષકો ખૂબ જીમા પછી થોડો કંઈક નાટક ચેટક ને એવું કઈ ડ્રામા ને એવું છે સાંસ્કૃતિક પ્રોગ્રામ એક તપેલી ગુલાબજાંબુ વધ્યા એટલે બે પાંચ છોકરા અમુક આગળ પડતા હોય ને એમને એક શિક્ષકે કીધું કે આ ગુલાબજાંબુ તમે એક બાજુ મૂક્યા હો આ બધું પત્તા પત્તા છેલ્લે પછી આપણે જે એની વ્યવસ્થા કરવી છે એ કરી લેશું પણ તમે એક બાજુ મૂકી આવો પણ ધ્યાન રાખજો કીડિયું ન ચડે ત્યાં મૂકજો એટલે ઓલા હવ સાહેબ ભલે પછી મૂકી મૂકીને ત્રણ ચાર જણા થોડી વાર પછી આવ્યા એટલે સાહેબે પૂછ્યું મૂકી આવ્યા મૂકી આવ્યા કીડિયું ચડે એમ નથી ક્યારેય નહીં ચડે તો કે ક્યાં ચડ્યા મોઢામાં મોઢામાં મૂક્યા તમે કીધું ને કીડિયું ના ચડે ત્યાં મૂકજો એટલે તમે મોઢામાં મૂકી દીધા બધા તો કે બધા એ જ કરે છે ને જેના હાથમાં આવે મૂકે છે શું કરે છે જેને પોતાનો જ વિચાર એ બધા છે બસ કથામાં આવે બધું કરે કડવું લાગશે થોડું પણ કહી દઉં પણ ક્યાંય કોઈ જાતનું એટલે આપણે પૈસાની જ વાત નથી હજી બીજી વાત તો આવશે પણ પૈસાની જ વાત નથી આ પણ ધૂન ભજન પ્રોગ્રામ કથા વાર્તા સેવા સાંભળે પછી નીકળી જાય ખંખેરીને કપડા કોઈ જાતનો બીજો કોઈ સહકાર સહયોગ કોઈ જગ્યાએ અહીંની જ વાત નથી સત્સંગમાં જાય ગમે ત્યાં જાય પ્રસાદ પાણી જમા કર્યા ખાધું પીધું સાંભળ્યું પછી બે ગયા પછી કોઈ જાતનો સહયોગ નહીં એટલે ભાઈ પૈસાની વાત અલગ મૂકો પણ તમે બીજી બીજી બાબતોમાં તો સહયોગ આપી શકો ને સેવા કરી શકો દોડી દોડીને કોઈને પીરસી શકો બીજા કોઈ કાર્યક્રમ હોય એમાં સાથ સહકાર આપી શકો કરી શકો કે ના કરી શકો અરે કોઈના સારી કથા વાર્તા સંભળાવો કથા વાર્તા સાંભળવાનું આપો કોઈ સારા પ્રસંગે સીડી ભેટ આપો આ બધું થાય એના જીવનને પણ કઈ કરે જ નહીં ને બસ ખંખેરી ગયા એ બહુ કચાશ છે પૈસો આપો એ તો પ્રતિક છે સાચી વાત તો ભાઈ શું છે મન આપી દેવું કારણ કે સમર્પણ આવે ત્યારે શું આવે તન મન ને સર્વસ્વ સમર્પણની ભાવના તન મન ધનથી જે જે સત્સંગમાં ભગવાનને અર્થે આ સમર્પણ થાય ભાઈ એટલે જ વચરામૃતમાં મહારાજ કે જુઓ ભાગવતમાં કહ્યું છે કપિલ માતાએ કપિલ ભગવાને પણ કહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે શું કહ્યું છે કે સાંખ્ય યોગ તપ દાન યજ્ઞ વ્રત તીર્થ બધા સાધનો છે પણ કોઈ સાધને કરીને હું એવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને હું વશ થાવ છું એ સત્સંગ આ ભાઈ એમને વશ તો થાય જ નહીં આ વશ થવાનું આ ભગવાન એને વશ છે પણ સમર્પણના લક્ષણ હજી અધૂરા સંપત્તિ આપવી એ તો છે જ પણ સંપત્તિ સાથે મન આપવું જીવન આપવું હવે જે તે પ્રકારે શું થયું મને ખબર નથી પણ અકબરના દરબારમાં કવિ ગંગ એણે એક કવિત જે અકબરને સંભળાવ્યું એને જે સમર્પણના લક્ષણો એમાં કંડાર્યા ગજબ કી બાત કોને સમર્પણ કહેવાય એને અકબરની સામે જોઈ જોઈને વાત કર્યું કારણ કે સમર્પણ છે ને જો ત્રણ વસ્તુ છે અર્પણ તર્પણ સમર્પણ આ શબ્દ સંભળાય છે ને ત્રણ હા અર્પણ કોને થાય ગરીબ ગુરુબાઓ ભિખારી જરૂરિયાતમંદ મૂંગા પશુઓ આ તે બધું એના માટે કઈ અર્પણ કરો ભગવાને તમને આપ્યું હોય ઈશ્વરે આપ્યું હોય તો કોક ને આપતો જા એ સુકાણા રે કોઈ હાડ પાડોશી ના એને મોઢે મુઠી ચણ તું નાખતો જા કઈક આપ્યું હોય તો અર્પણ કરો આપો જરૂરિયાતમંદોને આપવું એને કહેવાય અર્પણ પિતૃઓ પાછળ કરવું એને કહેવાય તર્પણ આ દાડા દપાડા કરીને આખા ઘર ખાલી કરી નાખવા એની વાત આપણે નથી કરતા પણ ગણાય નથી કે અમે અમે આમાં કઈ માનતા નથી આ બધું ક્રિયાક્રમ કરવાના ની પાછળ આ કરું તે કરું એ બધું મરી ગયા પાછળ કરવાનું એવી કોઈ જરૂર નથી અરે ભાઈ એ વાત મૂકો તમે બહુ ક્રાંતિકારી થાવમાં લોકોને કહ્યો કે કહો કે એ તમારા પિતૃઓ જે ગયા હોય તે એની પાછળ કમસે કમ ભલે આ દાડા દપાડા કરવાના કારજ કરવા નાખી નાચ જમાડવી ઘરખોડા વેચી નાખવાની એવું આપણે માનતા નથી પણ કમસે કમ ગયા છે એની પાછળ તમે ધૂન ભજન કરો ભગવત કીર્તન કરો સત્સંગ કરાવો કથા શ્રવણ કરાવો કોઈ ભાગવત રામાયણ વચનામૃત આદિ ગ્રંથોની કથા પારાયણ કરાવો એ કરો તો તો કે ગયા છે એ કાંઈ કોઈને કાંઈ નડતા નથી આપણા માવતર આપણને કઈ નડતા હોય છે માટે આ બધું નડે નહીં કોઈ દિન આ બધું બધા ખોટા ભ્રમ છે ને બધું કાઢી નાખજો આવું આવું લોકોને શીખવાડાય છે એટલે ભાઈ નડતા નથી એવું તમે કે હાલો નથી નડતા જવા દો પણ એ ગયા છે એ ઇમોશનલી ભાવનાથી વાસનાથી ક્યાંય ક્યાંય એના માર્ગમાં રૂકાવટ છે તમે ભગવત ભજન કરો સત્કર્મ કરો પરોપકાર કરો ગૌદાન કરો કંઈક એવા મૂંગા પશુઓનું કરો તો એને એમાંથી ગતિ મળી જાય સુખ મળે અને કમસે કમ એની સંપત્તિનો સારો ઉપયોગ થાય ભગવત ભજન જેવું શું કહેવાય ગરીબોને દાન જેવું શું કહેવાય માટે એ કરો આપણે ક્યાંક કહીએ છીએ ભાઈ તમે ભાઈ બ્રાહ્મણો પથારી આપો અલંકારો આપો તમને એને ભાવતું હોય બધું પદાર્થો આપો ભોજન આપો <clears throat> ઠીક છે કાઢી નાખો કારજ કરવાનું બધું મૂકી દો પણ ભગવત ભજન કરો પિત્રો પાછળ થાય એને શું કહેવાય તર્પણ ગરીબોને આપો એને શું કહેવાય અને રાષ્ટ્રને અને ભગવાનને સત્સંગને સંતોને આપો એને શું કહેવાય સમર્પણ સમર્પણ કરો આપો સમર્પણ કેને કહેવાય તો કવિ ગંગ કહે દાન દેવે દાન દેવે બાત કો વિશ્રામ દેવે અરે રાજ કી લગામ દેવે એ સો પ્રિય કોઈ દેખ્યો હે અકબર આવો કોઈ પ્રિય દેખ્યો તમે મળ્યો તમને धन દેવે धान દેવે બાત કો વિશ્રામ દેવે राज की लगाम देवे ये सो प्री देखो है આવો પ્રી મેળ્યો કોઈ તમને ધન દાન દઈ દે પર્વતભાઈ ને રામાનંદ સ્વામી મંગાવ્યું કે અમારે સદાવ્રતમાં અનાજ ખૂટી ગયું છે તો મોકલજો છ ચારસો કિલો અનાજ મોકલ્યું બધી કોઠીઓ ખાલી કરી દીધી સોળ ખાંડી અનાજ રામાનંદ સ્વામી કે અરે પરોતભાઈ કઈ રાખ્યું કે નહીં <laughs> કણબીના છોકરા કુકડાના છોકરા કોઈ દી ભૂખ્યા મરે નહીં દાણે દાણો વીણી વીણી દઈ દીધો ધાન દેવે ધાન દેવે બાત કો વિશ્રામ દેવે એટલે કાંઈ ન હોય તો એવી એને હું ફાપો ભાઈઓ મુશ્કેલી તો હોય હું બેઠો છું રહી પડખે જ રહીશ એને હું પડે એને આરામ થાય એવી વાત કરે આ તો ઉલટાના હળિયું બે ચડાવીને વ્યા જાય બિચારા બિચારાને એમ થાય કર્યા ભોગવવા પડે એ અટાણી ક્યાં સંભળાવવાની જરૂર છે ઘણા તો તબિયત જો આવે ને તો આપણે અડધા મારી નાખે બોલો શું થયું છે આપણે કઈ કમળો થયો હવે એમાંથી કમળી થાય લે અને કમળી થાય પછી કોઈ રહેતા નથી કાંતિભાઈ વે ગયા મનુભાઈ વે ગયા હવે તમારો વારો છે તે તું આશ્વાસન દેવા આવ્યો છે ધન દેવે ધાન દેવે બાત કો વિશ્રામ દેવે રાજ की लगाम દેવે ભિક્ષામ ભગવતી સમર્થ રામ તીર્થનો અવાજ પડ્યો અને શિવાજી મહારાજે રાજ લખીને જોડીમાં આપી દીધું તથા શું કરીને દઈ દીધું લઈ લો જાઓ અરે અરે અરે બેટા શિવા આ શું ગુરુ મહારાજને તો અર્પણ કરી દીધું આખું રાજ તમને દે રાજ કી લગામ દેવે ઓહો સમર્થ રામદાસજી કે શિવા તે મને આપી દીધું હા હું તો બાવો સાધુ છું હું રાજ થોડો જ ચલાવું મારા વચનથી તું ચલાવી જા અને તારા રાજના ઉપર રાજમહેલ ઉપર તારા રથ ઉપર તારી સેના ઉપર તારા ઘોડા ઉપર ભગવો ઝંડો રાખજે અને શિવાજીએ ભગવો ઝંડો આખી જિંદગી રાખ્યો અને ગુરુના સેવક તરીકે મરાઠા રાજ કર્યું રાજ કે લગામ દેવે અકબર એસો પ્રિય કોઈ દેખ્યો હે આ સમય અનુકૂળ રહેવે ભૂલ થાય કદી ના દેખે એક એક શબ્દ વીણજો સમય સમયાનુકૂલ રહેવે ભૂલ થાય કદી ના દેખે નિષ્કપટ ન્યાયી કુળ કપટ જીન છેક્યો હે અકબર સમર્પણ તો આને કહેવાય શું સમય અનુકૂળ રહેવું જેને આપણે સમર્પિત થયા હોઈએ જેને આપણે પ્રિય થઈને રહ્યા હોઈએ સમજો પૈસા કરતા હવે કિંમતી વાતો આવે છે આપણે કહીને અમે બહુ નજીક છીએ ફલાણા સ્વામીની નજીક છીએ ફલાણા સ્વામીના સેવક થઈને અમે તેના ચરણના દાસ છે એમના અનન્ય સેવક થઈએ ને ફલાણા છે આવા છે હા તો સાંભળવું સમય અનુકૂળ રે ગુણાતીતાનંદ સ્વામીને એક હરિભગતો આવ્યા થોડા અને પછી આગ્રહ કર્યો સ્વામી મા બાપ અમારે તો સવારે જવું છે અને અમારી હાજરીમાં તમે થોડુંક જમો અમારું તો અમને આનંદ થાય સ્વામી કે સારું હે કોઈ દિવસ એ બીજા ટાણા નહીં જમનારા સાધુ એમણે સાંજે બપોરનો સૂકો રોટલો ને છાશ લઈ અને પથ્થરમાં બેઠા કોના માટે હરિભક્તોને રાજી કરવા માટે અને સ્વામીએ બીજી વાર પથ્થર પલાળ્યું પથ્થર બીજી વાર એ જમાનામાં સાધુના પલળતા નહીં એક જ વાર પલળતા એક જ વાર જમતા તે એવું નથી કે આજે કઈ એક વાર જમે જ સાધુ ગણાય ત્રણ ટાઈમ જમે હખણારી સાધુ કહેવાય આ કેમ ને ઓલા બધા ફ્રેન્ડ બધા ઉભા બેઠા હતા વાતો કરતા કે ઓલો કે સોમવાર રહો ઓલો કે મંગળવાર રહો ઓલો કે બુધવાર રહો ઓલો કે ગુરુવાર રહો ઓલો કે શુક્રવાર રહો ઓલો કે શનિવાર રહો એક જણો કે રવિવાર રહો એક જણો કે હું હખણો રહું એ હખણારે રહેવું બહુ સારો વાર છે મોટા મોટો વ્રત છે હખણારે એવું હે બાકી ગુરુવાર રહેતો હોય કોઈના ખિસ્સા કાપતો હોય તો એ નકામું છે એના કરતા હખણો રહેતો હોય શ્રેષ્ઠ છે અને ભાઈ ઓલા મંદિરમાં રહેનારા લોટિયા સાધુ હતા લોટિયા સાધુ એટલે લોટા રાખતા એવું નહીં જુનાગઢ નો ઇતિહાસ જાણ્યા જેવો છે બધું ભાઈ ઓહો લોટ બાજરાનો લે પાણી નાખે અને ડોય બપોરે પી જાય એક ટાઈમ જ ચૂલે ચડેલું કશું ખાય નહીં એવા જુનાગઢમાં ત્યાગી વૈરાગી ગુણાતીત બાપની વાતોથી થયા હતા ચૂલે ચડેલું કઈ ન લેવાનું બાજરાનો લોટ લઈ પતરમાં નાખીને પાણી નાખીને ડોઈને પી જાય એક ટાઈમ અને ભજન કરે શું વૈરાગ એ લોટિયા સાધુ કહેવાતા <coughs> ગુણાતીતાનંદ સ્વામીને બીજો સહજાનંદ આવું માનવા માંડ્યા હતા રોક્યા રોકાતા નહોતા એવા ત્યાગ વૈરાગ જો હે ભાઈ ગુણાતીતાનંદ સ્વામી બીજી વાર પથ્થર પલાળ્યું જમાય નહી નીકળી ગયા અવગુણ લઈ અને એ બધા લોટિયા સાધુ પછી અત્યારે જુનાગઢ ગુરુકુળ સ્વામિનારાયણ શાસ્ત્રીજી મહારાજે જે કર્યું ને કોલેજ રોડ ઉપર એ જગ્યા એની ત્યાં રહેતા હમ અને ત્યાં એમણે ગુણાતીતાનંદ સ્વામીની પરિભ્રમ બાપા કરીને મૂર્તિ પધરાવી છે ધાતુની એ દરવાજો છે ને એમાં જતા જમણી બાજુ આવશે એની પૂજા ના હતી સહજાનંદ સ્વામી નહીં ગુણાતીતાનંદ સ્વામી પણ અવગુણ લઈને નીકળી ગયા પછી જગ્યાનો તો આખો બહુ મોટો ઇતિહાસ એ કેવા બેસીએ તો વાતનો વાતનો અંત આવે નહીં ભાઈ ઓહો હા પછી શાસ્ત્રી મહારાજે જગ્યા લીધી પણ શરત રાખી કે આ મૂર્તિ આમનામ રાખવાની સ્વામી કે સારું રાખશું બસ હજી પણ મૂર્તિ છે કારણ કે વચન આપ્યું છે અને આરતી પૂજા કરવાની સારું કરશું રોજ છોકરા ત્યાં દીવાબત્તીને આરતી કરે કીધું છે એટલે કરવા અને ગમે તેમ તો સાધુ છે શ્રીજીના છે આ બધી કથાઓ છે એ આખી પ્રકાશપુરી કહેવાતી શું કહેવાતું પ્રકાશપુરી અરે એનો આખી જુદી કથા થાય એવડી એની ઇતિહાસ છે સમય અનુકૂળ રહેવે ભૂલ થાય કદી ના દેખે આપણે જેની સાથે હેત છે ભૂલ થાય પણ ભૂલ થાય એટલે વ્યવહારમાં ક્યારે બોલાવાય કોઈ ન ચલાવાય કોઈ વ્યવહારમાં પેલું થાય હા સમય અનુકૂળ એને રહેવાનું એને અનુકૂળ જેવું હોય એમ રહેતા હોય એમાં જેને એને અર્પણ થયો છે એ દોષોનો કાયદા કરે નામ કેમ કર્યું નામ કેમ કર્યું તમે ભેળા રહીને રાજી ખણખોદ કરો તો તમે સમર્પણ કેનું તમે એના ગુરુ છો તો છેટા ભૈયા જાઓ ને આ વાત સમજવાની છે ભૂલ થાય નહીં દેખે ઉલટાનું <clears throat> વ્યવહાર છે તો તમને બોલે કે કઈ ન કે અને એમાં કઈ ક્યારેક ખોટી રીતે ન તમને વઢાઈ જાય તોય ભૂલ ના દેખે હે ઓલા જુનાગઢની સભામાં શિવલાલ શેઠને મોઢામાં સારું નહોતું સોપારીનો કટકો નાખ્યો અને બેઠા હતા મોઢામાં મોળ આવતી હતી એટલે અને એમાં સોપારીનો કટકો કડક દિન થાય એ થયો અને વ્રત સાધુ હતા તે બોલી ગયા એ કે આ કયું કૂતરું હાડક્યું કરડે છે તો ગુણાતીતાનંદ સ્વામી કે સાધુરામ આ શિવલાલ શેઠ એને ન કહેવાય એને સારું નથી એટલે લઈને બેઠા છે મોઢામાં અને તમે આનું અપમાન ત્યાં તો શિવલાલભાઈ ઉભા થઈને થૂકી આવ્યા કોગળા કરીને આવ્યા એટલે સાધુ દંડવત કર્યા મા બાપ તમારે કેવું જ પડે તમે ન કહો કોણ કે નવલખો શેઠ અને આપણે તો સભામાં જ ઉભા થઈ જઈએ થૂકવા માટે નહીં આને માથે થૂકવા હા બહુ કઠણ છે તાણે આવે ખબર પડે ભૂલ થાય નહીં દેખે ભૂલ થાય માથે માથે પોતાને ઓઢી લે હાલો કોઈને ત્યાં પધરામણી જવાનું છે હું તો એક્ઝામ્પલ થોડા થોડા આમ દઉં સમજવા જેવા અને પછી કોઈ સંજોગે ન જવાયું કોઈ વચ્ચે જે હોય ને એ પોતાને માથે ઓઢી લે ના સ્વામી તો આવવાના જ હતા પણ શું છે મેં ના પાડી એટલે ઓળિયો ગોળિયો કોને માથે ગયો આને માથે પોતે જેને હેત છે એને બચાવી લે ભૂલ થાય નહીં દેખે વગોવે નહીં ભૂલ માથે ઓઢી લે અને વાતે વાતે ભૂલનો કાયદા કરે વાતે વાતે ભૂલ કાઢવી તો છેટું રહેવું તો દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિ કમળાવાળી છે તો સમર્પણ નથી હા આમ લાગે કે ઠીક નથી તો આપણે એની ચર્ચા થઈ શકે ખુલ્લે દિલે થઈ શકે એની સાથે પણ તમે મનમાં મનમાં જે ગોટા વાળ્યા રાખો અને પાછળથી વગોવો તો સમર્પણ નથી હમ એટલે જ પછીની લાઈનમાં નાખ્યું નિષ્કપટ ન્યાયી કુળ કપટ જીન છેક્યો હોય છેક્યો લઈને છકો મારી દીધો એ જેની સાથે એને સમર્પણ હેત છે એની સાથે કુળ કપટ નહીં અંદર રિઝર્વેશન કશું નહીં નિખાલસતા પૂરી રમાડવાના નહીં મોઢેથી સારું સારું બોલે ભલે ભલે સ્વામી તમે થવા છો આહા પાછળથી સમજાવો આ તો આપણે હું આમ રાખીએ એટલે આપણે હાલે રાખે બધું એમ આવા બહુ હોય છે સત્સંગમાં આને બટરપટ્ટી કહેવાય એટલે નામઠામ નહીં આપું એક સ્વામીજી હતા હું બાજુમાં બેઠો એક હરિભગત આવ્યો એ કે સ્વામીજી મને થયું તમને જ પૂછું એટલે આમ ભરતા ભરતા બોલતા હોય નજીકનું હોય એટલે છે જે ઓળખતા જ બધા સારી રીતે એટલે આવો બે સ્વામી મેં એકાદશી કરવાનું નિયમ લીધું છે પણ મને કઠણ બહુ પડે છે તે માથું ચડી જાય ઉલટીઓ થાય તાવ આવી જાય તો હવે મારે શું કરવું એટલે પેલા સ્વામીજી કે તમે લીંબુનું શરબત પી લો એક બે વાર અને એ ન ફાવે તો એકવાર દૂધ ને કેળું લઈ લ્યો એ ન ફાવે તો એકવાર તમે ફરાળ કરો મોરિયાની ખીચડી કે આવું કઈ સાબુદાણા જે ફાવતું એ લઈ લો <coughs> મૂળ તો આપણે ભજન કરવું છે ને આમ દુઃખી ન થવું <laughs> સાચી વાત છે ભૈયા બીજાને જઈને એને શું કીધું કે ભાઈ આને સાધુ કહેવાય આપણે એકાદશી ન થતી હોય તો સાધુ તો આપણને ઉલટાનું એમ કેવું જોઈએ કે મુકતા નહીં અને આ તો ક્યાંક ઢીલા પાડી દીધા આપણને કે વાંધો નહીં તમે દૂધ પી લેજો ને કેળું ખાઈ લેજો ને તો કોડા પૂછવા શું કામ આવ્યો હતો તારી માએ મીઠું નહોતું નાખ્યું આ પૂછવા શું કામ આવ્યો બહુ મને રોષ ચડે આવો તમે શું કામ એને મોઢે સારું લગાડો છો અને તમે એમ માનો છો કે હું તમને જ પૂછું બીજા કોને પૂછું એમ પૂછીને તમે પાછા આવો ગુણ ગાવ છો આવો કૂડ કરવાની શું જરૂર છે તમે ક્યાં એવું પૂછ્યું છું કે મારાથી થતું નથી મને બળ આપો તો સાધુ ચોક્કસ કે અમે મહારાજને પ્રાર્થના કરશું તમારું ઉપવાસ થાય આ તો એક બે હાવ એક હળવું દ્રષ્ટાંત દીધું પણ કોઈ દિવસ જેને પોતાના માયને તો છેટું રહેવું ને એકદમ આપણે હાવ ક્લોઝ રહેવાની આપણે દાવો કરવો અને પછી સતત એને રમાડ્યા રાખવા એને એમ લાગે કે આપણા જ છે ને છતાં અંદરથી આપણે ગોટા કાઢતા હોય કે ભાઈ ના આટલું જ મનાયો આટલું તો બધું સાંભળી રાખવાનું એમ હોય તો પછી છેટા મરો ને પણ કોણ કહે છે તમને કંકોત્રી લખી હતી ડેડ લાઈન નાખીને દાવો છે એને સમર્પણ કહેવાય પ્રીત તહા પડદો नहीं जहां पर्दो તહા नहीं પ્રીત પ્રીત અને પડદો દોનું રખે વો તો દુશ્મન કી રીત એ તો દુશ્મન છે અને પછી કે સત્સંગ કરીએ છીએ પણ શાંતિ નહીં થતી ક્યાંથી થાય તમે એક કઈ સાધુનો અવગુણ ગાયા વગર રહ્યો છો શાંતિ નથી થતી શાંતિ હું જીવડા પડશે આવડાવડા ઘણા એવા હોય છે ને તમે જુઓ ને મોઢે બહુ સંત તમે સ્વામી બહુ સારો ઓહો તમે આવો ને અમારો પ્રસંગ શોભી જાય તમે આવો ને બહુ સારું થઈ જાય હે બધા ખુશ ખુશ થઈ જાય જાહેર સભામાં સારું બોલે પછી સાધુ પ્રવચન કરીને નીકળી જાય ને પછી જેટલું ખરાબ બોલાય ને એટલું બોલે આ સમર્પણ છે હું છે ને બહુ જુદી જ રીતે ઘટનાને છે એજ ઇટ ઇઝ નહીં કહું કારણ કે જો કહીશ તો ખબર પડી જાય ખબર પડી જાય છે તો ઉપાધિ થશે ઉપાધિ થાય છે દુઃખ થશે એટલે હું તમને બહુ જુદી રીતે <clears throat> સમજનારા સમજી જાય છે શાસ્ત્રીજી મહારાજ પાસે બે પાંચ જણાને કંઈક સંપ્રદાય કે સત્સંગ કે ગામડાનો કંઈક વિવાદ હશે એટલે એ બાબતે સ્વામી પાસે આવીને થોડો ડખો કરવો એટલે હવે શાસ્ત્રીજી મહારાજ ક્યાં છે એ કોણ જાણે એટલે એક વ્યક્તિને કીધું તમે જોઈ આવો ને શાસ્ત્રી મહારાજ ક્યાં છે <clears throat> બનેલી ઘટના કહું છું પણ જુદા જુદી રીતે કહું છું જેથી કોઈને ખબર ન પડી જાય પડે એને જ પડે ખબર એટલે એક વ્યક્તિને મોકલી તમે જોયા હો શાસ્ત્રી મહારાજ ક્યાં છે આપણા ગુરુદેવની વાત ચાલે છે અને પેલો આવ્યો એ કયા સ્થાનમાં તો એ નહીં બોલું નહીં તો ખબર પડી જાય એટલે આવી જેવા હરિભગત આવ્યા એટલે વ્યક્તિ આવી કારણ કે સાધુ છે એ હું નહીં બોલું વ્યક્તિ બોલીશ એટલે એને દંડવત કર્યા સ્વામી કે ઓહો હો હો આવ્યા તમે આવ્યા રાખો રાખો રાખો હવે જેને ઘેરે શાસ્ત્રીજી મહારાજના ઉતારા થતા હવે એ તો કેટલા નજીક હોય એ જ વ્યક્તિ સ્વામીને ખબર છે આ કપટી છે જેને ઘેરે ઉતારા થતા હોય એટલો નજીક હોય સાસી મહારાજ સાસી મહારાજ કઈ સેવા કરતો હોય રાખો રાખો રાખો બેઠા <clears throat> થોડી ઘણી વાતો થઈ વાતમાં જ વાત એને પૂછવું તું એ કે સ્વામી હમણાં અહીંયા જ બિરાજો છો ને સ્વામી કે હા હમણાં ક્યાંય બીજે જવાનું છે ક્યાંય ના ના હમણાં સ્વામી કે મારે ક્યાંય કોઈ જવાના પ્રોગ્રામ નથી હું અહીંયા જ રહ્યો હમણાં રોકાવ કેટલું આમ અઠવાડિયું પંદર દિવસ ના દસ એક દિવસ તો ખરા એને એટલું જ જાણવું હતું અને વહી ગઈ વ્યક્તિ અને બીજો દી થયો ને ઓલો કાટલો આવ્યો કમઠાણ સ્વામી તો સમજી ગયા કે આ ઓઈલો જે આવ્યો હતો ને એ આટલા માટે જ આવ્યો હતો કે જોઈ ગયો કે અહીંયા છે કે નહીં એમ હે પછી તો જે વાત થઈ થઈ સ્વામી તો એને કોઈ દિવસ કીધું નહીં કે તે આવું કેમ કર્યું પણ થોડા દિવસ જ થયા અને એ ગાડી લઈને એ વ્યક્તિ જતી હતી રોડ ઉપર એક્સિડન્ટ થયો ત્યાં ત્યાં પતી ગયો આ કપટ કરનારો હોળના ભાવમાં ગયો કપટ કરાય મારી નાખે એટલે કપટ કરીને કર્ણ મહાવિદ્યા શસ્ત્ર વિદ્યા શીખવા ગયા કોની પાસે પરશુરામ પાસે પરશુરામને નિયમ હતો બ્રાહ્મણને શીખવાડું અને આમણે ખોટું કીધું કર્ણ ક્યાં બ્રાહ્મણ હતા હું બ્રાહ્મણ છું ખોટી હાથે જનોય પહેરી લીધી અને પરશુરામ વિદ્યા ભણાવી અને એક દિવસ સૂતા છે ને એમાં પછી ઓલો ભ્રમર થાય છે હે અને ડંખ વાગ્યો અને લોહી નીકળ્યો કર્ણની જાંઘમાંથી અને લોહી હાલતો તો હેલ્યો નહીં આને પરશુરામના આ છાતી ખુલ્લી હોય ને વાહો પીઠ ખભો એની નીચે લોહીનો રેલો ગયો તે દીના માણસોના લોહી ભરાવદાર કે ઢગલા થઈ જતા અત્યારે તો બ્લડ ટેસ્ટ માટે ખેંચે તો પિચકારી ખાલી આવે એમને હા ઘણા બ્લડ ડોનેટ કરવા જાય તો એટલે કોથળી ચડાવે હજી સો એમએલ લે ત્યારે બે બંધ થઈ જાય ત્રણ કોથળી ચડાવે તે તો ભાનમાં આવે તે તો લેવા ગયો તો દેવા આવ્યો સો એમએલ આપ્યું અને ત્રણ કોથળી ચડાવીને વ્યુ આવ્યો પરશુરામને જેવો રેલો આવ્યો અને ગરમ લાગ્યું અને જાગ્યા આ જોયું આ બ્રાહ્મણ નું કામ નથી અને પરશુરામ ની દાઢી ફાર ફાટ ફટ ફટ થઈ ગયો ખબરદાર બોલ છો છો તું કોણ તું બ્રાહ્મણ નથી બાળીએ ભસ્મ કરી નાખો કોણ છો તું અને પરશુરામ ની ત્રાડ એટલે શું કહેવાય કરણ કે મહારાજ ગુરુ મહારાજ શાંત થાવ બાળીને ભસ્મ કરી નાખું બોલ તું કોણ છો જાતિનો મહારાજ હું ક્ષત્રિય છું ક્ષત્રિય છો મને છેતરો બધી વિદ્યા લીધા પછી આજ ન ખબર પડી હોત તો જા હું તને મારી નથી નાખતો તે પેલાથી માગી લીધું એટલે અને એક શિષ્ય થયો છો પુત્રવત ગણા નહીં તારા પ્રાણ લઉં પણ જા ખરે સમયે બધી વિદ્યા ભૂલાઈ જશે જા અને મહાભારતના યુદ્ધના મેદાનમાં જ્યારે પહેલું પૈડું ઘસ્યું અંદર અને પછી જે શસ્ત્રોના સંપાદ કરવાના થયા છે <clears throat> ઘસ્યા પહેલા કોઈ મંત્ર જ યાદ ના આવે બધી વિદ્યા ભૂલાઈ અને કર્ણ ગયા એ ભાઈ આજે છે ને આ મોટા મોટા બધા વક્તાઓ અને ચિંતકો લેખકો બધા છે ને મોટા મોટા મોટા મોટા જે કહેવાય એ કે આ શાપ આ પુરાણોમાં બધા શાપ ને આશીર્વાદ શાપ ને આશીર્વાદ એની જ બધી વાતો આવી હવે આ એકવીસમી સદીમાં શાપની ભાષા કાઢી નાખો અને પ્રેમની ભાષા વાપરો એ ભાઈ થોડુંક તો વિચારો શાપ કાંઈ શબ્દથી જ ઉચ્ચારાય એવું થોડું છે ભાઈ તમે અત્યારે કોઈને હેરાન કર્યો એક ગરીબ વિધવા બ્રાહ્મણની બાઈ હોય ને એને તમે બધું જમીન બમીન પડાવીને હાવ પહેરેલા કપડે બિચારાને કાઢી મૂકી હોય તો એનો હૈયામાંથી એક આહ નીકળી જાય એ શાપ છે અને જિંદગી જીવતા જીવતા કાંઈ છોડે તમે ગમે એટલો શાપને મના કરી દો શબ્દોમાંથી કાઢી નાખો શબ્દ કોષમાંથી કાઢી નાખો પણ જીવન કોષમાંથી નીકળે છે ભાઈ એટલું તો મૂર્ખાવું વિચારો તમે શું આ બધા દુનિયાનું ઉલ્લું બનાવો છો કોઈને પીડા આપો અને એના દિલમાં થઈ જાય કે એનો નખો જ જાય એ શાપ નથી તો શું છે એ કહે તમે ગોઠવેલા શબ્દો જ બોલે મરને ભૂંડા તારું તો એવું મોત થાય તને પાણીનું ટીપું હાંસલ ન થાય તો શું છે શાપ નથી તો છે જેવા કર્મો કરો એવા ફળ મળે વણ ઉચ્ચારેલા શબ્દો હોય છે અહીંયાની આહ નીકળે એ જ મોટો શાપ છે કપટ કર્યું જોઈએ સમર્પિત થયો શિષ્ય થયો અને ખોટું બોલ્યો હમ અને જો આ સાચું બોલ્યો હોત સમજી લેજો મહાભારતના મૂળિયા એવા છે ને વડવાઈ જેવા છે કર્ણ સાચું બોલ્યો હોત કે હું બ્રાહ્મણ નથી તો વિદ્યા આપત આપત ન આપત ન આપ્યો તો કર્ણ પાસે ધનુર્વિદ્યા હોત ના હોત ધનુર્વિદ્યા ન હોત તો અર્જુન સમકક્ષ થયો હોત ના થયો હોત ના થયો હોત તો એની મદારી ઉપર દુર્યોધને મહાભારત માંડ્યું હોત ના માંડ્યો ના માંડ્યો હોત તો લાખોનો કચરગાંઠ નીકળી ગયો હિંસા થઈ હોત ના થઈ હોત આ વસ્તુ છે ક્યાં ક્યાં એના મૂળિયા પહોંચે છે હરિઓમ હરિઓમ કેવી વાત છે ભાઈ નિષ્કપટ ન્યાય કુળ કપટ જીન છે કયો હે કપટ ન કરવું જેને આ સમર્પિત નજીકો હેતો હોય તો દિલ સાફ રાખ એને કોઈ દી છેતરવા નહીં જેને પ્રેમ કર્યો હોય હેત કર્યો હોય એને છેતરવા નહીં હે મોઢેથી કંઈક બાપજી કાંઈ પણ કામ હોય ને મને અડધી રાતે કહી દેજો પછી કીએ ત્યારે પછી તમે મોઢું બગાડો તો તમે સમર્પિત નથી અને પાછો ત્રણ જણાને કયો કે મને આવું કીધું નામ કીધું ને તે કીધું આ કરવાનું ન હોય નામ ન હોય તેમ ન હોય હે તો નથી સમર્પણ પછી વાત કરે છે ભાઈ બાત ગુપ્ત રાખે शिव पर શબ્દો લખ્યા છે કવિ ગંગે વાત ગુપ્ત રાખે દાખે બોલ કદી ના ઉથાપે વાત ગુપ્ત રાખે દાખે દાખે બોલ કદી ના ઉથાપે પ્રકૃતિ પીછાની જાની લાયક મન લેખ્યો હે કહત હૈ કવિ ગંગ सुन मेरे दिल्ली पति સમય पे शीश देवे ऐसो कोई देखो है समय पे शीश देवे ऐसो कोई देखो है વાત ગુપ્ત રાખે જેને પોતાનો નજીકનો જાણ્યો હોય આજે જો નથી બધા કે કાક બાપુએ કીધેલું છે સાહિત્યકારો કે છે લોક સાહિત્યકારો પણ કે છે શું કે છે કે આજે સોના ચાંદી મૂકવાના ઠેકાણા છે કિંમતી દસ્તાવેજો મૂકવાના પણ લોક છે ઘરેણાઓ મૂકવાના લોક છે પણ આપણા હૈયાની બે વાત મૂકવાના કોઈ ઠેકાણા આજે ક્યાંય જડતા નથી કોને કેવું તો નહીં હોય મોટા મોટા સાધુ હોય તેને હૈયામાં કોઈ જરૂરિયાત મૂંઝવણો કેટલા બધી સમસ્યાઓ સત્સંગની આ તે બધું એને નહીં હોય વાત કોને કેવી વાત કહેનારું ઠેકાણું ક્યાં જેના જેની આગળ વાત કરી એના હૈયામાં હાથ પાતાળે ભંડારાઈ જાય એવો જે હોય સમર્પિત છે મને સાધુએ એનો જાણીને મને કીધું છે મારું માથું કપાય પણ એમ બોલ બહાર ના નીકળે હમ બાદ ગુપ્ત રાખે દાખે બોલ કદી ના ઉથાપ આ મન દઈ દેવું ને યાર જે કીધું એ પછી વેણ પછી નહીં પતી ગયું વીરસદના જ્ઞાન સ્વામી હતા ધામમાં પધારી ગયા ઘણા વર્ષ પહેલા એ ગરીબ વખત આવ્યા દંડવત કર્યા બેઠ બાપજી જય સ્વામી બે લાખ રૂપિયા લાગ અપઘડી લાગ વર્ષો પહેલા ઓગણીસો તોતેર ચુમ્મોતેર પહેલાની વાત બે લાખ રૂપિયા બોલો બીજા ઘર ખોડા બધું વેચ્યું વાતે રાતે પાળીએ વેચી નાખી ત્યારે બે લાખ રૂપિયા થયા હાવ થઈ ગયો ચિત્રે પણ બે લાખ રૂપિયા લઈને આવ્યો જોકે આ બધી વાતો છે ને આમાં એ સમજી રાખવાનું સાધુઓ શોષણ કરનારા સાધુ હોય એને બહુ ફાવે હું એ ઈરાદાથી નથી કરતો સાધુનો સામે ધર્મ છે એટલે હું ઓલી વાત કેવા જતો હતો <clears throat> પછી ગળી ગયો વળી પાછી આવી હું કરું એ થોડા દિવસ પહેલા આપણે આ વાતો સમર્પણની ચાલે ને તે બે ત્રણ બેઠા હતા બાકડે તે વાતો કરતા હતા એ કે ગયા શુક્રવાર સમર્પણની વાત આવી સમર્પણ કરવાની તે છે ને થાવું છે દાદા ખાચર જેવા એવું એક પુસ્તક છે વાંચવા જેવું છે કે બહુ સરસ થાવું છે દાદા ખાચર જેવા તમે વાંચો આમ તમે વાંચો એવું છે પણ હું તો હજ્જડ થઈ ગયો બોલો સાંભળતો તો એણે કીધું કે વાત તમારી સાચી મેં પુસ્તક જોયું નથી તમે બોલ્યા એના ઉપરથી જ મને લાગે છે કે વાસ્તક હશે ઉત્તમ થવું છે દાદા ખાચર જેવા પુસ્તક બહુ સરસ હશે પણ મને પ્રશ્ન છે તમે કયો તો કહું બોલો બોલ્યો બીજો બેઠો હતી હું તો સાંભળતો હતો ખાલી એ દાદા ખાચર જેવા થવું છે થવું છે દાદા ખાચર જેવા એવા પુસ્તક છપાય છે એના ઉપર પ્રવચનો થાય છે પણ ક્યાંય થવું છે નિષ્કુળાનંદ સ્વામી જેવા એવા કેમ પુસ્તક નથી છપાતા થવું છે ભાઈ આત્માનંદ સ્વામી જેવા એવા કેમ પુસ્તક ક્યાંય છપાતા તમારો ધર્મ છે સમર્પણનો સમજી રાખજો પણ જે એના બાને સાધુઓ શોષણ કરે બધું વાળ વીટી તમારા ઉતારી લે એ ઘોર દ્રોહી છે એને ઓલાના હૈદબારું દઈ દીધું હોય તો સાધુનો ધર્મ છે કે લઈ જા શ્રીજી મહારાજે બે હજાર અઢી હજાર પાછા આપી દીધા શાસ્ત્રીજી મહારાજ પાસે ગુંદાસરાના મૂળજી ભગત આખો ડબરો ઘરેણાનો ભરીને લઈ આવીને સ્વામીને પગમાં મૂકી દીધો લ્યો મા બાપ વાપરજો સ્વામી કે હા હા હા હા આ શું છે લઈ જાઓ લઈ જાઓ ભગત હા તમારું લેવાનું ન હોય તમે બિચારા હા એ દાવ ના ના મા બાપામાં આવું મોડા ભરશો ના બધું વાપરજો ના ના એટલે રોવા માંડ્યા તો સ્વામી કીધું સારું રાખું બસ ઓફિસેથી દેવજાને બોલાવીને કીધું કે આ મૂકી દો હાથ તાળામાં અંદર આમાંથી કોઈ કે આગો પાછું નથી ગણીને બધું લખી નાખો પછી હું કહું ત્યારે ભગતને પાછું આપી દેવાનું છે એ ગુરુ છે નહીં તો લાગમાં આવ્યું એ મોહબ્બત ફીર મિલન મિલે એનો સામે ધર્મ છે એમ પોતાની પ્રતિષ્ઠા માટે પોતાનો માન મર્તબો વધારવા માટે પોતાની કીર્તિ વધારવા માટે સત્સંગીનો પૈસો નથી સત્સંગીનો પૈસો સહજાનંદ સ્વામી માટે વપરાવો જોઈએ સત્સંગના ઉત્કર્ષ માટે વપરાવો જોઈએ પોતાના માટે નહીં આ વાતો પડાવી લેવા માટે નથી પણ સહજાનંદ સ્વામી માટે આપણે કુરબાન થાય સત્સંગ માટે કુરબાન થાય વિવેકશીલ બનીને અને સાધુઓમાં આપણો સાચો ભાવ રે લાવ બે લાખ રૂપિયા લાવે <laughs> આપી દીધા ઢગલો કર્યો એટલે કે ઢગલો નથી કરવાનો કા તમે માગ્યા ને લઈ જા આ બે લાખે લઈને અત્યારે કલકત્તા વયો જા અરે મા બાપ વયો જા તું કલકત્તા હવે એને જે સુખી કરવો છે એને જે માંડ્યું છે એ આખી વાત જુદી છે ભાઈ એ તો સંકલ્પ કરીને કાંઈ નું કાંઈ કરે અહીંથી બધું વેચાવીને કલકત્તામાં કરોડાધિપતિ કર્યો આવી દેને દેવાની તાકાત હોય ને એના વેણે એની વાત જુદી છે પણ જે આપણા ઉપર જ નભતા હોય એ હું ધૂળ આપણને દેતો હતો ના ના હું તો બે બાજુ કહું ને શોષણ કરવાની વાત ના આવવી જોઈએ પણ સમર્પણમાં કચાશ પણ ન હોવી જોઈએ ઓળખો પેલા તમે સાધુને ઓળખો ઓળખ્યા પછી બસ સમર્પણ દાખે બોલ કદી ના ઉથાપે પણ એ કેવળ પૈસો પડાવવાના જ નહીં હમ શ્રીજી મહારાજ મહેસાણા બધાર્યા ત્યાં કહળીબાઈ બ્રાહ્મણ વિધવાબાઈ સાંજે મહારાજે બધા માટે ખીચડીને બધી બનાવડાવ્યું બધાને જમાડ્યા સંતો સાથે બાઈનો આગ્રહ વિધવા બાઈ કહળી બા મહેસાણાના અને વેલા સવારે બધા સંતોને ઉઠાડીને મારે કે હાલો હવે મજા કહળી બાઈ અરા રા રા રા રા મારા પ્રભુ તમે વ્યા છો તમારે તો જવું છે આ સાંજની ખીચડી બધું વિધ્યું એનું શું કરું માંડે રાંડી રાનનું બધું અનાજ બગાડશો મારે કાંઈ છે હું બ્રાહ્મણ છું વિધવા છું મારા ઘરમાં કાંઈ લાખોની મરતબી નથી મારા અને આમ એક બ્રાહ્મણી વિધવા બાઈ એને શબ્દ વાપરો હું રાંડી રાણનું તમે અનાજ બગાડશો એનો ભાવ બાઈ નો એવો માં કહળીનો એવો ભાવ કે હજી મારા બપોરા અહીંયા કરે અથવા હજી સવારની શિરામણી અહીંયા કરે હું કોઈ પણ રીતે આમ કહું તો મારા જાય નહીં એવો ભાવ હયાનો એટલે આવો વેણ માર્યો રાંડી રાણનું અનાજ બગાડશો ખીચડી પડી છે હજી મહારાજ હે મહારાજ નહીં બગાડ સાધો હા મહારાજ પંક્તિમાં બેસચાઓ શું કરવું ખીચડી ખાવાની અરે મારા દાંતણ પાણી નથી કર્યો હજી આગળ જઈને નાવા ધોવાનું દાંતણ પાણી કરવાનું કોઈ નદીએ તળાવે હતું અહીં તો ઉઠ્યા હતા હજી ખાલી મહારાજ કે ખીચડીના દાંતણ કરો ભલે મહારાજ અને બેસી ગયા એ મોટા મોટા ધુરંધર સંતો ખીચડીના દાંતણ કોઈ એમ ન કીધું પાણીનો કોગળો કરી આવી આ થાય એ સ્વામી તમારું માથું ફીર્યું ધર્મ નિયમ ન મુકાય એ વચને મૂકી દેવા પેલા નારાયણદાસ સ્વામી પેલા કડિયાને કીધું એકાદશી જે પરાળ કરી લ્યો તો કે મારે હું તો નકોરડા કરું છું ત્રણ વાર કઈ બેસાડ્યા ને બેસી ગયા એને એમ કે સારું સ્વામી કે મોરૈયાને ખીચડી આપશે ચૂરમાનો લાડુ જે નિર્જળા સમજણો થયો ત્યાંથી હરિભગત કરનારો એને ચૂરમાના લાડુ એકાદશીને દિવસે નારાયણદાસ સ્વામી પાત્રમાં મૂક્યા ઓઈલે એક શબ્દ બોલ્યો નહીં એમ જ જમી ગયો પણ જિંદગી એને કીધું ગમે તેટલી નકોરી ઉપવાસ કર્યા એમાં જેવો આનંદ નથી આવ્યો એવો આનંદ તેથી નાનદા સ્વામી એકાદશી દિવસે ચૂરમાં લાડુ ખવડાવ્યો ને એમાં આવ્યો અજવાળા થઈ ગયા અજવાળા રુદિયાના ખુલા મારા હૃદય કમળ કેરા આ ઘાટ દાખે વચન ના ઉથાપ <laughs> બહુ કઠણ છે ભાઈ મારે કેટલી કેટલી વાતો કરવી છે બાર વાગી ગયા છે શું કરું પૂરું કરવું છે એટલે આજ તો ગમે તે થાય બહુ મોટી વાત છે આપણે જે વ્રત નિયમ લીધા હોય એ છોડાવવા ન છૂટે કોઈ ત્યારે જેમ કે ઘણા ને મોટા સંતો ક્યારેક ક્યારેક સંતો ધાણા પાણા વ્રત લીધા હોય તો મોટા સંતો કે મૂકી દો આ નથી આપણે કરવા ના ના મેં તો નિયમ લીધું છે પાંચ વર્ષના કરવા છે પણ નાના રેવા દો આપણે ન કરાય એટલું અને પછી ખેંચતા ખેંચતા વરસ જાય ને એવા માંદા પડે ને એકે વ્રત ન થાય એકે એકાદશી ન થાય તપ ન થાય વ્રત ન ખાય ત્રણ ટાણા ખાવા જોઈએ આવું અવળું કેમ થઈ ગયું ગુરુનું માન્યું નહીં પણ એ બધે વ્રત નિયમ તપ બધું મૂકું વચને દાખે બોલ નાવ થાપે કીધું હાલો હે અમારી એક હરિભગત છે બહારનું કાંઈ ખાઈ નહીં આ તો ખાલી મને યાદ આવી ગયું એ મારે આમ ગણવું તો જોઈએ ને એટલે હું કહું ને હા ક્યાંય બહારનું કાંઈ ન ખાય ને આ ચોકલેટ આઈસ્ક્રીમ આ કશું બહારનું કાંઈ ન ખાય બિસ્કીટ બિસ્કીટ બધું કશું કશું અડે જ નહીં બહારનું પણ હું પાછો એવો તો હું એને આપું મેં કે એ ખા આ લે આ ચોકલેટ પણ જ્યારે જ્યારે મેં આપ્યું છે ત્યારે એને નાજ પાડી નથી કશું જ હું આપું ખાઈ જાય બાકી અડે જ નહીં હવે એને સમજણ ક્યાંથી આવી હજી મને નથી ખબર કે આ કે ત્યારે ખવાય પછી હું આપું ખાઈ જાય બિસ્કિટ આપું તોય ખાઈ જાય આઈસ્ક્રીમ આપું તોય ખાઈ જાય ચોકલેટ આપું તોય ખાઈ જાય બાકી જિંદગી તમે મારી નાખો તોય ન ખાય હું આપું જ ખાઈ જાય એ નક્કી મને થાય કે આ વાત ઉત્તમ છે ભાઈ આપણે વ્રત તપ જપ કોઈના લોપાવા નથી પણ મૂળ વસ્તુ એ છે કે એ મન મૂકવું ને કલ્યાણ શેમાં છે પરોદભાઈ ને મહારાજ ને વાત કરી મહારાજ ને એકવાર પરોદભાઈ કીધું કે મહારાજ આ તમે પંચવર્તમાન પાળો પંચવર્તમાન પાળો એમ કહો છો પણ આખું બ્રહ્માંડ પંચવર્તમાન પાળતું હોત તો તમે કલ્યાણ કેમ કરત શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી તેથી બોલ્યા પરોતભાઈની સામે સંતોની સાક્ષીમાં સાંભળો પરોતભાઈ તો હું પંચવર્તમાન લોપે એનું કલ્યાણ કરું <laughs> લોપે એનું કલ્યાણ કરું તો કે કેમ નહોતું કર્યું પરશુરામે લોહીના કુંડ ભર્યા પેલા કુરુક્ષેત્રમાં અને શું એને પ્રતિજ્ઞા કરીને જાહેર આ લોહીના કુંડમાં જે નાય એનો ઉદ્ધાર લો લોહીના કુંડમાં ના એ કલ્યાણ થાય પણ કર્યા એને કલ્યાણ તો ભગવાનના વચનમાં છે બાકી નથી <laughs> મરી જાઓ તોય નથી એટલે જ ભાઈ ભગવાન સત્સંગ સંતો આ જે બધું છે ને એ જ મુખ્ય છે એમાં છે ભાઈ ડોક્ટર કેન તમે પાળો વાત પતી ગઈ સાધુ કેન પાળો હા સુવર્ણ થઈ ગયું હીરો થઈ ગયો ભાઈ તો મનના ધાર્યા કરો ઉપવાસ કરો ને લાગ લાગડ પાંચ પાંચ કરો અને સાધુના કહેવાથી એક ટાણું એક વખત કરો વાત ફરી જાય દાખે બોલ ના ઉથાપે પ્રકૃતિ પીછાની જાની એ જેની સાથે હેત છે સમર્પિત છે એની પ્રકૃતિ જાણીને શું કરે લાયક મન લેખ્યો હે એને જેમ ગમે એમ લાયક થઈને જીવે પોતાનું મૂકી દે એની પ્રકૃતિ જાણે કે આની પ્રકૃતિ આવી છે પછી એને જેમ લાયક થાય એમ મનને ફેરવીને જીવે એને સમર્પણ કહેવાય કહત હે કવિ ગંગ સુન મેરે દિલ્હી પતિ સમય કે શીશ દેવે એસો કોઈ દેખ્યો હે માથું આપવાનું થાય ટાણું માથું આપી બાકી કે મારો દોસ્ત જરૂર પડે ત્યારે માગી લેજે હવે એમાં ઓલો ખરીદીમાં નીકળ્યો અને પાંચ હજારનો માલ લીધો માલ લઈને ખિસ્સામાં હાથ નાખવા ગયો તો ખિસ્સામાં કંઈ નહીં પાકીટ ઘેરે રહી ગયું હવે અહીં બંધાવી દીધું વિચાર કર્યો જવું ક્યાં એક ફૂટી કોડી નહીં વિચાર છો કે મને કહેતો તો જરૂર પડે માથું માગી લેજે એવો દોસ્તાર બાજુમાં જ છે એને ત્યાં જઈને કે જો મેરે લલુગડે આવ્યો છું પાંચ હજારનો માલ બંધાઈ ગયો છે પાંચ હજાર આજ આપી દે કાલ તને પાછા બોલો કે તને દોસ્ત એકવાર કીધું ને જરૂર પડે ત્યારે આપણા જેવો દોસ્ત કામ ના આવે તો બીજું શું કામ આવે હે આલે પાંચ રૂપિયા સિટી બસમાં બેસીને પાકીટ લઈ આવી અરે વાહ આવ્યો કામ બાકી કે માથું માગજો માથું આપી દે એટલે તારે અમને હું જેલમાં નાખવા માથું કપાવી કોર્ટ જ થાય બીજું કેસ થાય ને માથું કપાવી હું આણી માગ્યું કાપ્યું અને તારા માથું શું ભાજીપાલો થાય કઈ વઘારીને ખવાય છે સમય પે શીશ દેવા મહારાણા પ્રતાપ હલ્દી ઘાટમાં લડતો હતો ત્યારે ચેતકનો પગ કપાણો ત્યારે બાજુમાં હતો એને રાજ મુગટ અને છત્ર પોતાનું ઉપર લઈ લીધું સમય પે શીશ દેવે એ શું કોઈ દેખ્યો હે ઉદયકુમારને માટે પન્ના ધાએ પોતાનો દીકરો ચંદનનો ઘા કરી દીધો અને પોતાને ને બચાવી લીધો અને મહારાણા ઉદય ને એનો દીકરા પ્રતાપ હે અને આયા જુનાગઢનો રા નવગણ આડીદર બોડીદરમાં પેલો દેવાય બોદલે પોતાનો દીકરો ઉગો આપી દીધો અને રા નવગણને બચાવી લીધો અને રા નવગણને લઈને આવનારી પેલી વાલબાઈ વડારણ એની સાથે ભીમ રખેર એના કચરા વાળવા બજારમાંથી એનો મોટો ટોપલો એમાંથી કચરામાં રા નવગઢને સુવડાવી દીધો હતો એટલે જુનાગઢના બજારમાં જે દુશ્મનોનું દળકટક ફરતું હતું એને ખબર ન પડે કે આ ટોપલામાં રાજબીજ વિંશ છે આમાં રાજવંશ બીજ છે એ ખબર ન પડે એટલે ભીમ રખેરને ટોપલો આપ્યો તું આમથી નીકળી જા હું આમથી આવું છું આપણે ભેટા થઈ જાય અને ત્યાંથી આડીદડ બોડી તમારે દેવાય પણ બોદલને ત્યાં જવાનું છે આહિરને ત્યાં ભલે અને ભીમ રખેર એને લઈ નીકળી ગયો ભેળા થઈ ગયા આમ આવી ગયું આહેર બોદાલ નું ઘર એટલે વાલબાઈ કીધું ટોપલો મૂકી દે લાવી મારી પાસે દીકરાને છાતી ચરચો ચાપ્યો <clears throat> દાસી વાલબાઈએ ભીમ રખેર બેને ખુશ થઈ ગઈ વાલબાઈ ભીમડા માગી લે તારે શું જોઈએ છે આજ તો હું તને શું દઉં પણ માગ ભીમ રખેર કે બેન માગું આપશો હા માગી લે તો તમારા ભેટમાં કટાર છે મને આપો સોનાના મૂઠ વાળું સોનાના નંગ જડેલી કટાર વાલબાઈના ભેટમાં ખુશી હતી એ દાસ દાસીઓ પણ કઈ જેમ તેમ હોય ના હોય વીજળીની ચમક જેવી હોય આજના તો બધા ઘરઘટી આ મારીને વૈયા જાય છે ઈમાનદારી ક્યાં છે એ સોનાની કટાર એને એમ થયું કે આ સોનું છે એટલે ભીમ રખેર ભંગીને થોડો એમાં મોહ થયો આપી દેવા દો એ કટાર એને આપી પણ હજી તો વાતને નેણને મળાપો થાય ન થાય ત્યાં તો કટાર ખેંચીને ભીમ રખે પોતાની છાઈમાં ઘાચ દઈને લોહીના ફુવારા ઉડી ગયા ભીમ રખે ઢળી પડી હા હા હા હા ભીમળા ત્યાં શું કર્યું બેન મેં બરાબર કર્યું છે અમે તુચ્છ વર્ણ કહેવાય હલકું વર્ણ કહેવાય નાનું વર્ણ કહેવાય રાજવંશ ને અમે બચાવ્યું છે એવું અમારી આવડી મોટી વાત અમારા પેટમાં રે નહીં અમે નાનું વર્ણ ક્યાંક બોલાઈ જાય કે હું રાજવંશને આડીદર બોદીદર મૂકી આવ્યો છું ત્યારે નખો જ નીકળી જાય માટે કોઈ શંકા જ ન માટે મારી જીભને બંધ કરી દઉં છું જા બા આ કોઈને કેવા જેવું રે નહીં તને કોઈ દી એમ ન થાય કોઈ જીવતો હોય તો કોઈ દી બોલશે ને કોઈ હું તારી સામે જ પ્રાણ તજી દઉં છું ભીમ રખેરે પ્રાણ છોડી દીધો આ સમર્પણ છે હે સમય પે એ એસો કોઈ દેખ્યો હે રામાનુજાચાર્ય દક્ષિણમાં આપણા પરંપરાના ગુરુ રામાનુજાચાર્ય ત્યાંનો રાજા શૈવ પંથી કટ્ટર શિવને માનો વિષ્ણુને માનનારાને મારી નાખે આવો કાતિલ અને એમાં રામાનુજાચાર્ય પધાર્યા અને એને સંદેશો મોકલાવ્યો લખી દો શિવાત પરતર નાસ્તી આવું લખી દો શિવથી પર કોઈ નથી શિવાત પરતર નાસ્તી કોઈ નથી લખી દો હવે રામાનુજાચાર્ય કેમ લખી આપે શિવ તો દેવ છે નારાયણના ઉપાસક છે હે વિરાટ નારાયણના નાભીમાંથી બ્રહ્મા નીકળ્યા હૃદયમાંથી વિષ્ણુ નીકળ્યા લલાટમાંથી રુદ્ર નીકળ્યા આ બધાનો બાપ તો વિરાટ નારાયણ છે અને આ બધી વાતો કર્યા રાખે આ સમજ્યા નહીં લખી દીધું શું લખ્યું દ્રોણમ અસ્થિ તત પરમ એટલે શું દ્રોણ એક માપ છે ક્યુ માપ માણું માણું એટલે પાલી અને શિવ પણ એક માપ છે એટલે એ કેવું માપ છે પવાલી એટલે લખી દીધું પવાલી કરતા પાલી મોટી દ્રોણમ અસ્તી તદા પરમ એ લઈને ગયો ઓલો માણસ અને વાંચ્યું મારા શિવને પવાલી કીધી અને વિષ્ણુને પવાલો કીધો મોટો પાલી કીધા અને માણસો છૂટ્યા એમના શિષ્ય મહાપૂર્ણ હતા એમને ખબર પડી ગઈ કે ગુરુને લઈ જાય છે એટલે એને બહુ પીડા આપીને મારશે હાથ જોડી દીધા મહાપૂર્ણએ ગુરુદેવ મારા હમશે તમે અહીંથી નીકળી જાઓ કેમ જે થશે જોયા જેવી નહીં થાય હું તમારી ગાદી ઉપર તમને પગે લાગીને બેસી જાઉં છું નીકળી જાઓ હું રામાનુજ બનું છું હા હા હા શું વાત છે તમે જુઓ નીકળી ગયા રામ રામાનુજાચાર્યને એને સોગંદ આપીને વિદાય કરી અને મહાપૂર્ણ શિષ્યનું નામ ઐતિહાસિક ઘટનાઓ કહીએ છો આમાં કોઈ ભાઈ એકે વસ્તુના ગપગોળા હાંક્યા નથી મહાપૂર્ણ બેસી ગયા સૈનિકો આવ્યા આ તમે લખ્યું છે હા દ્રોણ મસ્તી તત્પરમ હા મેં લખ્યું છે તમે રામાનુજાચાર્ય છો હા મેં લખ્યું છે ચાલો સમ્રાટ બોલાવે ચાલો ઉભા રાખ્યા સામે આ તમારું છે લખાણ હા રામાનું જ તમે હા સૈનિકો લોખંડના લાલ સળિયા ધગધગાવીને એની આંખમાં ખોચી દો અને આવ્યા ધગધગતા સળિયા ચાપ ચાપ આંખે ડોળા ફટબડ હેઠા પડી ગયા અને લાલ તપાવેલા ચીપિયા આખા શરીરે ડામ આપો ઘોંચો હજી બોલી જા બોલે શું આપણા વડવાએ સહન કર્યું છે ક્રૂર રીતે ઘાતકી રીતે પીડા આપી મહાપૂર્ણ ઓમ નારાયણ ઓમ નારાયણ ઓમ નારાયણ અને સાવ બેભાન અવસ્થામાં છોડી દીધા અને એવી રીતે એમણે રીબાઈને પ્રાણ છોડ્યા કોના માટે કહતે કવિ ગંગ સુન મેરે દિલ્હીપતિ સમય પે શીશ દેવે એ સો કોઈ દેખ્યો હે હીર વાવડ પછી રામાનુજાચાર્યને મળ્યા હમ મારા શિષ્યને આ રીતે માર્યો છે ભાઈ પછી તો બહુ લાંબી વાત છે પણ ટૂંકમાં એ એમને ગોટો વાળીને કહી દઉં એ પછી રાજા છે ને એવો રીબાઈ રીબાઈ મીરો છે ભયંકર ત્રાસ જીવતા <laughs> એકોતેર રો રો નવરત જેવું દુઃખ ભોગ્યું અને પછી પ્રાણ છૂટે આવું થયું પણ સમર્પણની વાત બહુ મોટી છે નાની નથી ભાઈ मिटा दे अपनी हस्ती को गर कुछ मर्तबा चाहे दाना खाक में मिलकर गुले गुलजार होता है દાણો ઘઉંનો જુવારનો બાજરાનો એ પોતાની સંપૂર્ણ અસ્તિત્વ મિટાવી દે ત્યારે જ એમાં છોડ કોટો કાઢી નીકળે છોડ ઉગી જાય પછી નીચે દાણો ન હોય જોયું છે ને અને દાણો અકબંધ હોય તો કોટો ફૂટે નહીં <laughs> આપણે હજી અકબંધ પડ્યા છે અને મરતબો એટલે કે માન મોટાઈને સત્સંગને આ બધું બધું ઘણું બધું જોઈ છે અક્ષરધામ સુધી જોયું છે પણ મિટા દે અપની હસ્તી કો ઘર કુછ મરતબા ચાહે દાના ખાક મેં મિલકર ગુલે ગુલજાર હોતા હે આ સફેદ કપડું હોય એને આપણો કે લાલ કે કેસરી કે ભગવું રંગવું હોય તો એ પાત્રમાં નાખીએ એ દબોઈ નમા તેને આખું એ ડૂબી જાય ત્યારે રૂવા રૂવામાં એને રંગ ચડે પણ જો અડધું બાર રહીએ અડધું આમ રહીએ કાબર ચિત્રું થાય હા આપણે કાબર ચિત્રા એટલે થયા છે કારણ કે સંપૂર્ણ સમર્પણ થતું નથી સત્સંગમાં ભગવાનમાં એટલે આવું થાય છે ના હસ્કર શીખે હે ના રોકર શીખે હે હમ જો કુછ ભી શીખે હે કિસી કે હોકર શીખે હે કોઈ ના ખામું કરે કોઈને સમર્પણ થયા વગર સાચાઓને સમર્પણ થયા વગર આ સત્સંગમાં જે કહ્યું છે ને આગલું એ એ વગર કંઈ થતું નથી ડબકાદાર રેમા કરવા ઘડીક સ્વામીને કઈ તમે અમારા ઘડીક પછી કઈક તમે અમારા નહીં અમને તમારે જરાય બનતું નથી તો શું કર્યું અત્યાર સુધી તો હેરાન જ કર્યા ને સમજીને સત્સંગ કરીએ પણ અને હું તો એમ કઉ છું ન ફાવતું છેટું રેવા કાં કોઈ ના પાડે છે પણ એક તો સતત આપણે એ અહેસાસ કરાવવો કે આપણે બહુ નિકટ છે નજીક છે વિશ્વાસુ છે એમના છે પોતાના છે અને પછી એમને ગોળ ગોળ રમાયડા કરવાનો કોઈ અર્થ જ નથી ને એવું પાપ જિંદગી ન કરવું સાફ સાફ રહેવા જેથી કરી નિખાલસથી તમને કહી શકે નિખાલસથી એનો તમારો બંનાનો સત્સંગનો ઉત્કર્ષ થાય એ સમર્પણની વાત છે માટે આટલું કર્યા પછી સત્સંગ શરૂ થાય છે પછી શું કરવાનું છે એ આજે નહીં આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી મહારાજ વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો